જય સ્વામિનારાયણ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે નહીં રક્ષતે કરણે ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમતે ગેયમ ગીતા नाम सहस्रम् ध्येयं श्रीपति रूपमजस्रम् नेयं सज्जन सङ्गे चित्तम् गेयं दीनजनाय च वीतम् भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ દેયમ દીન ચ પાંચ બાબત આ શ્લોકમાં શંકરાચાર્યજીએ આપણને કરવા માટે કહ્યું એમાં છેલ્લી પાંચમી બાબત ચાલે છે કે દેયમ દીન જનાય ચ ગરીબ લોકોને જરૂરિયાતમંદને દાન આપો દાન વિશે એટલે કે દાન શા માટે આપવું જોઈએ એ વિશે આપણે થોડી વાત આગલા પ્રવચનમાં લીધેલી છે પણ બધી વાતનો સાર બહુ સરળ રીતે યાદ રહી જાય એવી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે મહારાજા ભોજ છુપાવે છે ફરવા નીકળ્યા છે ઘોડેસવારી કરીને ફરે છે એમાં જંગલ જેવા પ્રદેશમાં પણ પ્રવેશ કર્યો જંગલમાં ફરતા ફરતા એમણે એક કઠિયારાને જોયો કઠિયારો લાકડા કાપતો હતો પણ એટલો બધો પ્રસન્ન હતો કે મહારાજા ભોજ ઊભા રહી ગયા એને એની પ્રસન્નતાએ આકર્ષ્યો આવો પ્રસન્ન માણસ એમણે પહેલી વાર જોયો છે ભોજ મહારાજને એ કઈ ઓળખતો પણ નહોતો ભોજ મહારાજાએ પૂછ્યું કે ભાઈ તું આટલો બધો પ્રસન્ન કેમ છો જાણે તારી પાસે બહુ મોટો ખજાનો હોય કારણ કે માણસ માણસને પૈસાથી જ માપે છે અનાદિની આ કોણ જાણે એક મનમાં એવી ભ્રમણા છે કે જેની પાસે પૈસા હોય એ બધા સુખી બહુ હોય પણ કેટલા સુખી છે એ તો ભગવાન જાણે તારી પાસે કઠિયારા જાણે બહુ મોટો ખજાનો હોય એટલો બધો તું આમ ખુશી છે પેલા એ કહ્યું કે હા મારી પાસે ખજાનો તો એવો છે કે મહારાજા ભોજ પાસે ન ગણો એને કઈ ખબર નથી આ મહારાજા ભોજ છે મહારાજા ભોજ પાસે પણ ન હોય એવો ખજાનો મારી પાસે એટલે વધારે રસ પડ્યો એટલે કીધું ઓહો મહારાજા ભોજ પણ તારી પાછળ રહી જાય હા પણ જોતા તો તારી પાસે એવું કઈ લાગતું નથી તું સામાન્ય કઠિયારો છે તો તારી રોજની આવક કેટલી તો કે મારી રોજની આવક છ પૈસા એ જમાને છ પૈસા બહુ થાય ને એટલે છ પૈસામાં તારી પાસે એવો કેવો ખજાનો છે કે જે મહારાજા ભોજ પણ તારી પાછળ રહી જાય તો કે ભાઈ વાત એવી છે માણસ પાસે કેટલો પૈસો છે એ મહત્વનું નથી પણ માણસ પાસે જે છે એને કઈ રીતે વાપરે છે એમાં એનો સુખનો ખજાનો છુપાયેલો છે જો વાપરતા ન આવડે અને પૈસા સાથે કામ પાડતા ન આવડે તો જેવડો મોટો પૈસાનો ખજાનો હોય એટલો જ દુઃખનો ખજાનો હોય હવે આની તો એટલી ડાપણ ભરી વાતો જોઈને ભોજ તો ચમકી ગયા એ કે રૂપિયાનો ઢગલો મોટો થતો જાય એમ દુઃખનો ઢગલો મોટો થતો જાય હા તો એવું વળી તારી પાસે શું આ છ પૈસામાં વાપરવાનો કિમ્યો છે તો કે મહારાજ આ કિમિયો એવો છે કે જો હું વાપરું છું એમ બધી દુનિયા વાપરવા માંડે અને એને વાપરતા આવડે તો કોઈ દુઃખી જ ના રહે અને બધાને સુખનો ખજાનો ખુલી જાય બોલો તમારે સુખનો ખજાનો ખોલવો છે ખોલવો છે ખોલવો છે <laughs> તો સાંભળી લ્યો એટલે મેળ પડે એવું નથી કોઈ પણ વસ્તુ પણ બહુ ધારવા જેવી વાત છે અભણ છે પણ છતાં એણે જે વાતો કરી છે એ ગજબ છે કવિ કાક બાપુ કે છે ને કે અભણ કે હું યાદ રાખે અને આ ભણેલા ભૂલી જાય પગ મન ધોવા દો મારી પાસે ખજાનો છે પણ સુખનો પણ એવો તો કે એવું છ પૈસામાં તું શું વાપરે અને કઈ રીતની તારી વાપરવાની રીત છે તો કે સાંભળો અત્યારે કુહાડો મૂક્યો નીચે બંબલીમાંથી પેલા મતલબ કે ભોજ રાજાને પાણી પીવડાયું પછી પોતે પીધું પેલા ભોજને પીવડાયું પછી પોતે પીધું ફાળિયાથી મોઢું લૂચ્યું બેઠો જો ભાઈ મારે રોજના છ પૈસાની આવક છ પૈસામાંથી એક પૈસો એ હું કરજ ચૂકવવામાં વાપરું છું હવે ત્યાંથી જ નુકસાની શરૂ થઈ અને ભોજ રાજા કે આ મારી પાસે જેને કરજ હોય કોઈ દી સુખી હોય અને આ કે એક પૈસો હું કરજ ચૂકવવામાં વાપરું છું છ પૈસામાંથી એક પૈસો કરજ ચૂકવવામાં એક પૈસો હું વ્યાજે આપું છું છ પૈસામાંથી એક પૈસો હું ઘર ખર્ચમાં વાપરું છું કેટલા ગયા એ છ પૈસામાંથી એક પૈસો એનો હું વેપાર કરું છું કેટલા ગયા એ છ પૈસામાંથી એક પૈસાની હું મૂડી રોકાણ કરું છું કેટલા ગયા અને છેલ્લો જે એક પૈસો વધ્યો એની હું જકાત કરું છું આ મારી છ પૈસાની વ્યવસ્થા છે આગંતુકભાઈ વટેમાર્ગુભાઈ મુસાફર આ આ રીતે જો બધા પૈસાને વ્યવસ્થા કરે તો દુનિયામાં કોઈ દુખી ના રહે ભોજ રાજા કે એક તો હું રાજા છું હું આવા કોઈ મજૂર લોકોની પાસે જકાત લેપતો નથી અને આ એમ કે છે કે હું જકાત ભરું છું એક પૈસા એક બાજુ લાકડા કાપે છે મજૂરી કરે છે પાછો હું વેપાર કરું છું એને વળી પાછું મૂડી રોકાણ કરું છું અને વળી પાછું કરજે ભરું છું પાછું વ્યાજે આપું છું ભોજ મહારાજ કે ભાઈ તારી વાત તો ઉલટી સુલટી છે બધી મને સમજાતી નથી તું સમજાવ તો કઈક ખબર પડે આ હવે તમે ભૈલા સાચું સમજ્યા આ વાત એવી છે ને આમાં ભણેલા ભૂલી જાય આ તો બધી કોઠાહુજી વાતો છે સમજાવો ને થોડું એટલે પેલા કઠિયારા એ વાત સમજાવી કે જો એક પૈસો હું કરજ ચૂકવવામાં વાપરું છું મતલબ કે મારા ઉપર મારા મા બાપનું ઋણ છે એટલે મા બાપની સેવામાં એક પૈસો હું રોજ વાપરું છું એ કરજ ચૂકવું છું જો સુખનો ઉપાય છે ને કારણ કે મા બાપે આપણા માટે એટલું બધું કર્યું હોય છે અને એનું ઋણ ચૂકવવું એ દીકરાની ફરજ છે એટલે અત્યારે મારા વૃદ્ધ મા બાપની સેવામાં હું એક પૈસો વાપરી નાખું છું એની સેવામાં એ મારી કરજ ચૂકવણી છે એટલે મા બાપને માટે વપરાયેલો પૈસો એ હું કરજ ચૂકવું છું એમ કહું છું ભોજ મહારાજે કે વાત તો આખી ઊંધી જ નીકળ સુખી થવાનો ઉપાય છે ને જુઓ એટલે સુખી થવું હોય એણે મા બાપની સેવા કરવી અને એમાં પાછું વળીને જોવું નહીં સુખનો ઉપાય છે કારણ કે બહુ કરજ છે આપણે દરેકમાં મને બે ચાર દિવસ નહીં એટલે ગયા રવિવારે આ શુક્રવારે છૂટીને એક જણાએ પૂછ્યું કે સાધુઓ સંસાર મૂકીને ચાલ્યા જાય તો પછી એના ઉપર મા બાપનું ઋણ નહીં એમને ઋણ નહીં ચૂકવવાનું ના એને ઋણ મુક્તિ છે એમણે સંસાર છોડી દીધા પછી એને કોઈ મા બાપનું ઋણ ચૂકવવાનું આવતું નથી કારણ કે જે કરે છે એ આખા વિશ્વના જીવોનું ઋણ ચૂકવવાનું કામ કરે છે એમાં મા બાપ પણ આવી જાય બધા પણ આવી જાય માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અમસ્તુ કઈ શાસ્ત્રોમાં નથી કે પણ આજે જેમ જેમ સમાજ ભણતો ગયો અભણ હતો જ્યારે સમાજ ત્યારે આટલા વૃદ્ધાશ્રમો નહોતા આજે જેમ જેમ ભણતો ગયો એમ વૃદ્ધાશ્રમો વધતા ગયા બધું પોષાય છે પણ મા બાપ પોસાતા નથી એટલે જો સુખી થવું હોય તો માવતરની સેવા કરવી ઘરમાં કાશી ઘરમાં મથુરા એવા ઘણા ભજનો છે ને ગાય ગાયને કઈ કઈને સમજાવી સમજાવીને કથાકારો આખ્યાનકારો અને બધા એ થાકી ગયા પણ લોકો જે ધારે છે અને સમજે છે વિચારે છે અને પાળે છે એ સુખી છે હમણાં તમે છાપામાં કદાચ આવું તો નહીં વાંચતા હો તમારો વાંચવાનો ક્રેઝ જુદો હોય પણ થોડા દિવસ પહેલા એક કિસ્સો છાપામાં છપાયો હતો મા બાપે પોતાના છોકરાને ઉછેરવામાં ભણાવવામાં પોતાની પાસે જે મૂડી હતી એમાંથી એમણે એનું ખૂબ કર્યું મરણમૂડીમાંથી પણ છોકરાને ડોનેશન આપી મરણમૂડીમાંથી નોકરી ઉપર ડોનેશન આપી ચડાવી અને મરણમૂડી છે એ વાપરીને છોકરાને પરણાયો એક જ દીકરો મા બાપને આશા તો હોય જ હવે છોકરો પરણીને લાડે કોડે ઘરે આવ્યા થોડું વખત તો બધું બરાબર ચાલ્યું જેમ બધે ચાલતું હોય છે એમ પછી ઘરમાં કંકાસ વહુ સાસુઓને વધ્યો અને હંમેશા કોણ જાણે થાય છે એમ મોટે ભાગે છોકરો એની ઘરવાળીનો પક્ષ લે મા બાપને પછી જેમ તેમ બોલે તમારે બહુ ટકટક ન કરવું મારા ઘરના ગમે નહીં બોલવામાં ધ્યાન રાખો મા બાપને શિખામણથી વાત એ સાચી છે એ થોડું સમજવું જોઈએ એને શું કરવાનું પછી ટક ટક કરવું જોઈએ પણ સ્વભાવ જાય નહીં એની સ્વભાવ હું તો એમ કઉ છું આ બધા એમ કે છે સ્વભાવ જાય નહીં સ્વભાવ જવા કરતા જેને આખું ઘર સજાવીને ઈટે ઈટ ઉભી કરીને આ બધું કર્યું હોય એ છોકરો પરણીને આવે અને એમાંથી એનો આખો માલિકી હક જતો રહેતો એવું લાગે પછી એને જીવમાં કેવું થાય હવે એને કઈ પૂછી પૂછીને કરવાનું થાય લેવાનું થાય એ એના અંદર જે પીડા થાય છે ને એ વાણી દ્વારા વ્યક્ત થાય છે પછી ઝઘડાનું સ્વરૂપ લે છે મૂળ નિદાન આ છે <laughs> કે આ બધું અમારું અને બે કાવડિયાની બહારથી આવી એ પછી બધું કબજે કરી લે એ કેમ ચાલે એનો ઝઘડો એનો પછી એટલે સાસુઓને એનું વર્ચસ્વ જવા નથી દેવું વહુઓને પરિવારને જો ઝઘડો ન જોઈતો હોય તો સાસુને એનું વર્ચસ્વ રહેવા દો જેને બધી વસ્તુ એની છે બધું તમારે વાપરવાનું જ તમારે હોય પણ એને પૂછીને કે બા હું આ લઉં હા તો લ્યો તો મજા જ છે સીધે સીધું લઈ લ્યો તો બાને એમ લાગે કે મારું કાંઈ નહીં આમાં પૂછવાનું કાંઈ નહીં મારે મૂળ એમ મૂળ ઈ પીડાની સાસુને નથી ખબર એટલે પછી આવું થાય છે એમ કે છે સ્વભાવ છે ને પેલું છે સ્વભાવ નથી એનો રાખો પ્રમુખ કરી દો મોટા જુઓ બસ આવડે તો થાય પૂછી પૂછીને કરે તો બહુ સારું બહાર જાય તો બા હું બહાર જાઉં છું દસ મિનિટમાં આવ્યો પછી ભલે ત્રણ માંથી ત્રણ કલાક જઈ આવે પણ પૂછીને જાય એટલે બહુ એને ગમે કે મારું ઘરમાં હાલે છે એટલે પછી આ ઝઘડો થયો એમને ને પછી છોકરો તો એવો વધારે માંડ્યો પેલા માવતરને ઝઘડવા તો પછી એક દિવસ છોકરાએ પોતાની મેળે નીકળીને બીજે રહેવા જતો રહ્યો મા બાપ તો પછી એકલા થઈ ગયા પછી છોકરાનું કે આવવા જવાનું તો હતું નહીં હશે કઈ વાંધો નહીં આપણે સુખે રહેશું હવે ત્રણ એક મહિના આવી રીતે ગયા ત્યાં અચાનક છોકરો અને છોકરાની વહુ બે આવ્યા શનિ રવિના રજામાં કંઈ હશે લાવ્યા અને મા બાપને પગે લાગ્યા અને માફી માગી છોકરાએ વહુએ કે અમારી ભૂલ થઈને તમે તો માવતર કહેવાય ને અમારી ભૂલ જતી કરો આ તો બહુ સારું જ લાગે મા બાપને સારું રોકાવ રહ્યા બે ત્રણ દિવસ પછી આગ્રહ કર્યો બે ત્રણ દિવસ સુધી આગ્રહ કરી રાખ્યો કે તમે હવે અહીંયા એકલા રહ્યો એ અમને પસંદ ના આવે અમારી ભૂલ થઈ ગઈ પણ હવે તમે અમારે ત્યાં રહેવા આવી જાઓ સમજાવીને મા બાપને લઈ મા બાપ બહુ ખુશી થયા કે કઈ વાંધો નહીં છોકરો મોડે મોડે સમજી તો ગયો એટલે છોકરાને ત્યાં રહેવા ગયા સુખેથી દિવસો જાય છે મા બાપને બહુ પ્રેમથી રાખે છે અને મા બાપને છોકરા આવી રીતે આ અવસ્થામાં રાખતા હોય તો આનંદ થાય સ્વાભાવિક છે એટલે જાણે એમ થયું કે બસ હવે આપણો છેલ્લો જીવનનો અંતિમ તબક્કો સુખમાં જશે છોકરાને સમજ આવી સારું થયું એમાં થોડા દિવસો ગયા ત્યાં છોકરો ઓફિસે ગયો પાછળથી એક બે ગુંડા જેવા માણસો આવ્યા આ છાપામાં આવેલી ઘટના છે તમારે વાંચવી જ જોઈએ છતાં નથી વાંચતા તો અમે વાંચીએ છીએ તમને કહીએ છીએ એટલે એક બે ગુંડા જેવા માણસો આવીને પેલા બે જણાને કહ્યું માવતરને કે જો અમે તમને ચેતવણી આપવા આવ્યા છે અમે તમારા છોકરા પાસે આઠ થી દસ લાખ રૂપિયા માગીએ છીએ છોકરા પાસે અમે ઘણીવાર માગ્યા છે પણ એ વ્યવસ્થા કંઈક કરી શકતો નથી કે જે હોય તે અમને આપતો નથી એટલે તમે ગમે તે કરો એને કહો આપી દે નહીતર તમારા છોકરાને તમે જીવથી ખોશ અમે એની હત્યા કરી નાખશું કઈ જતા રહ્યા માવતર તો ધ્રુજી ગયા કે તો પછી આ કેમ જીવાય આપણે એટલે છોકરો ઘેરે આવ્યો એટલે એને વાત કરી કે આવી રીતે તારી પાસે કરજ છે હા બાપુજી મારા ઉપર આઠ દસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે એટલે મુશ્કેલી છે પણ કેમ તમે પૂછો છો તો કે આજે બે માણસો આવ્યા હતા ને એ વાત કરતા હતા કે નહીતર અમારે તમારા છોકરાને પૂરો કરવો પડશે તો કે હા મને ધમકી આપી છે પણ શું કરું તેમ કરીને આંખમાં આંસુ આવી ગયા બીજો તો રસ્તો શું કરીએ મારી પાસે છે નહીં એક બે દિવસ થયા વળી પાછા પેલા લોકો આવ્યા એટલે પછી એને થઈ ગયું કે મારી જ નાખશે છોકરા એટલે છોકરાને કીધું કે તને શું ઉપાય લાગે છે કંઈક કરવું જોઈએ તો કે હવે બાપુજી એમાં એવું છે તમે ત્યાં રહ્યો છો અમે તમને સાચવીએ છીએ આપણે તમે જે ઘરે રહેતા હતા એ મકાન વેચી દો અને બેંકમાં કાંઈ તમારે પડ્યું હોય તો એ બધું આપો તો ભરપાઈ થઈ જાય બાકી તો બધું આ તમારું જ છે એટલે માવતર કે સારી વાત છે બીજું શું પેલું મકાન આઠ નવ લાખમાં વેચ્યું મરણ મૂડીમાં એક બે લાખ જે છે એ એ બધા ઉપાડીને ખાતું જીરો કરીને એને દસ અગિયાર લાખ છોકરાને આપ્યા એ છોકરાને પૈસા આપ્યા બીજે દિવસથી બદલાઈ ગયા પૈસા પડાવવા માટેનું જ કાવતરું પૈસા પડાવવા માટે ત્યાં લઈ ગયા સેવા કરી ખોટા માણસો મોકલ્યા મકાન વેચાવડાયું બેંકમાંથી મરણ મૂડી બધી લઈ લીધી એક પૈસો રહ્યો નહીં અને હવે બદલાઈ ગયા મા બાપને તિરસ્કાર કરે ખાવા ના આપે પાણી ના આપે ઔષધ ના આપે જમવાનું સરખું આપે નહીં પથારી કરી આપે નહીં ઉલટાના મારપીટ કરે ને એવો ત્રાસ કે નરક જેવું દુઃખ આવી પડ્યું મા બાપ કે હવે અમારી પાસે કાંઈ રહ્યું નહીં દીકરા હવે અમારે ક્યાં જવું તો તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તમને ફાવું હોય તો આવે રહ્યો નહીં તો નીકળો હાલતા થાવ આ પેલા તું મારો દીકરો થઈને બોલે છે તો કે હશે તમારે જે માનવું હોય તે કોણ કોનો દીકરો લ્યો ઓહો બે ત્રણ મહિના એમણે ખૂબ ત્રાસ ભોગ્યો અને પછી કોઈની ઓળખાણ આ તે ઊભી કરીને ગમે તેમ કરીને વૃદ્ધાશ્રમમાં આજે એ મા બાપ પહેરેલે કપડે નીકળીને વૃદ્ધાશ્રમમાં જીવન ગુજારે છે આ ઘોર પાપનો નરકનો દુઃખનો રસ્તો છે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં જે તો તમને શિખામણ છે ભાઈ સુખી થવાનો આ રસ્તો છે અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું પેટમાં કેટલી પીડા ભોગવી છે ઉપરાંત ઉછેરવાની કેટલી બાધા માનતા રાખીએ છીએ અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત ના કાળજા પથ્થર બનીને છુંદશો નહીં મુખે કાઢીને કોળિયા મોમાં દઈ મોટા કર્યા મુખેથી કાઢી કોળિયા મોમાં દઈ મોટા કર્યા એ અમૃતના પાનારને હવે ઝેર ઉછાળશો નહીં ઝેરીલા શબ્દો કહીને એને હવે ત્રાસ આપતા નહીં એની સામે ઝેર ઓપતા નહીં એમ જેમ તેમ બોલ્યું તમને ના કોળિયા દીધા છે એના નો કોઈ પાર આવે એમ નથી લાખો કમાતા હો ભલે પણ મા બાપ જો ના ઠર્યા સીધા શબ્દો છે સમજાય છે ને ભાઈ ઓ લાખો કમાતા હો ભલે પણ મા બાપ જો ના ઠર્યા તો એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો ભીને સૂઈને પોતે અને સુકે સુવાડ્યાપને ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યાપને રાત્રે પથારી બગાડે તો એ ભીનામાં માં સુઈ જાય અને કોરામાં બાબલાને સુવડાય દરેક છોકરો આમ જ મોટો થાય ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને એ અમી મય આંખને ભૂલથી પણ ભીંજવશો નહીં ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો હવે આ શીખ પેલો કઠિયારો આપે છે કે હું કરજ ચૂકવું છું એક પૈસા સુખી થવું હોય તો પૈસો જે છે એમાંથી માવતરની સેવા કરો તો કરજ મુક્તિ થશે પિતૃ ઋણમાંથી મુક્ત થવાશે આશીર્વાદ આપશે ભગવાન સ્વામિનારાયણે પણ માં લખ્યું મા બાપની આ જીવન પર્યંત સેવા આ સ્વાભાવિક છે મા બાપના બહુ સ્વભાવ હોય છે હોય જ હવે નાનું છોકરું હોય તેને દાંત નો હોય માવતરને દાંત નો હોય હવે એને પોચું પોચું જોઈએ ગરડા ને પોચું પોચું જોઈએ લાકડા જેવા રોટલા આપે ચવડ થઈ ગયેલી રોટલી આપે ડોસો શું ખાય કૂતરાને નાખે થાળી કરીને આપે ઘણું કરતા હોય છે આવું બધું બહુ થતું હોય છે સમાજમાં પણ આવું ન કરવું સંતાનથી સેવા ચહો તો સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં કારણ કે તમારા બાબલામાં ને એ જ સંસ્કાર આવે છે કે મા બાપને આમ જ તર છોડાય તો છોકરો મોટો થઈને એવું જ કરે પછી જે જોયું છે ને એ જ આવે પછી કવિતાઓ સંભળાવી દેવાથી સંસ્કાર નથી આવતો ચોપડી વાંચી લેવાથી નથી આવતો પણ જે ઘરમાં જે છોકરો એના મા બાપ સામે ઊંચે સાદે બોલ્યો ન હોય તો એનો છોકરો એની સામે નથી બોલવાનો ને પણ હવે પોતે જ મા બાપને ગાળો દેતા હોય તો છોકરો શું કરે એટલે માવતરની સેવા કરવામાં એક રૂપિયો વાપરું છું એને હું કરજમાં ચૂકવવામાં વાપરું છું બહુ સર ભોજરાજાને બહુ આનંદ પડ્યો કે એક મારા રાજનો અભણ માણસ પણ મને કેવું સમજાવે છે પછી પછી મહારાજ એક પૈસો વ્યાજે આપું છું એટલા માટે વ્યાજ કહું છું એને કે મારે બે દીકરા છે બે દીકરાના ઉછેર માટે હું એક પૈસો વાપરું છું એ વ્યાજે મૂકું છું મોટો થઈને એ મને મળવાનું જ છે ને પાછું મહારાજ અત્યારે ત્યારે હું એક એક પૈસો વ્યાજે મૂકતો જાઉં છું મારા છોકરાના ઉછેરમાં એના લાડકોડમાં લાખો લડાવ્યા લાડ તમને એના લાડ લડાવ્યા છે માટે એક પૈસો હું છોકરાઓની પાછળ ખર્ચું છું એ વ્યાજે આપું છું વ્યાજ સહિત મને પાછો આવવાનું છે પણ એ તો એ જમાનાની વાત છે આ જમાના તો મૂડીને વ્યાજ બે જાય એવું છે <laughs> આ છોકરા માટે આ જમાનામાં વ્યાજનું જવા દો મૂડીએ વહી જાય સાચું ને આજે આજે એવું છે બધું એવું વ્યાજે જાય મૂડીએ જાય પણ છતાંય જ્યાં જ્યાં છે ત્યાં વ્યાજે આપેલું જ ગણાય પણ એક વસ્તુ કે છોકરાને માટે ખર્ચવા માટે કોઈને કાંઈ ઉપનિષદ સંભળાવવું પડતું નથી એના માટે આ કથા છે જ નહીં સૌ પોતાને મોહ છે એટલે છોકરાઓ માટે તો ખર્ચવાના જ છે પણ આમાં મજાની વાત એ છે ભાઈ નજરમાં આવે તો આનંદ આનંદ થઈ જાય એવી કે એક પૈસો એટલે જેટલું છોકરા માટે ખર્ચે છે એટલું જ માવતર માટે ખર્ચે છે એ મજા આનું જે ભાગ છે ડિવિઝન છે વેચણી છે પૈસાની એ મહત્વની છે કે છોકરા માટે એક પૈસો વાપરું છું એક પૈસો મારા માવતર માટે એટલો જ વાપરું છું એમાં ઓછો નથી વાપરતો એ ભાવના સમજવાની એક પૈસો તો પ્રતિક છે છ કરોડ સમજો ને પૈસો તો પ્રતિક છે આજે પૈસાનું શું પૈસો મળતો નથી બજારમાં શું જોવા આરતી ઉતારવી તોય નથી મળતો નહીતર તો લોકો પૈસો જ નાખે ઠાકોરજી આગળ એટલે સમજીને રિઝર્વ બેંકે પાછા ખેંચી લીધા એ ત્રાંબાના આવતા ગોળ ખબર છે ને આપણે જોયા છે એ ગલામાંથી એ જ નીકળતા એટલે એટલો જ એ માવતરની પાછળ ખર્ચે જેટલો દીકરા પાછળ ખર્ચે છે ખર્ચાય વાંધો નહીં બીજી પણ એક વાત એમાં સમજવાની છે છોકરાને આપો પૈસા પોકેટ મની વાપરવા માટે છોકરાને લડ લડાવો પણ છોકરો ફીટી ન જાય એનો સંસ્કાર ન બગડી જાય આજે રોજ ને રોજ ક્યાંક ને ક્યાંક એવા સુખી સિકમ્બરના નબીરાઓ જાત જાતના બધા આવું કરે છે ફીટી ગયા કે છોકરાઓને પણ ના પાડતા શીખો અને એને ના સહન થાય એવું પણ શિક્ષણ આપો જે માગી આપ્યું માગી આપ્યું તો કોઈ દિવસ એને નાનોય નહીં અભ્યાસ થાય એને પણ એમ ખ્યાલ આવવો જોઈએ કે બધું ઈચ્છીએ બધું મળતું નથી આ ઉછેર બહુ મોટી વાત છે આખી તો શિશુ ઉપનિષદ જેવી વાત છે આજે જમાનામાં લોકોને કૂતરા પાળતા આવડે છે પોપટ પાળતા આવડે છે પણ છોકરા પાળતા આવડતું અને એનું આમ તમે જોવો તો શિક્ષણ ક્યાં છે ક્યાંક હશે કોઈ પુસ્તિકા મળતી છે સાત વર્ષનો છોકરો પુસ્તિકા વાંચતો હતો બાળ ઉછેર કેમ કરવો બોલ છોકરો સાત વર્ષનો તેના બાપા કે તારે આ ઉંમર છે તો હું તો ઈ જોઉં છું તમે મારો ઉછેર બરાબર કરો છો કે નહીં આને તમે શું કયો આજે મારે અને ખરેખર એવા કોમ્પ્યુટરાઇઝ છોકરા આવી ગયા છે ત્રણ વર્ષના છોકરા રિમોટ થી જે રીતે અને જે રીતે મોબાઈલને સ્વિચ ઓફ કરીને બધું આ કામ કરે છે આપણે કામ નથી કરી શકતા બોલો આપણે એની આગળ ભોટ સાબિત થાય ઉલટાનો આપણને હાથમાં આંચકો મારી ગયા તમને નહીં આવડે લાવ હું કરી દઉં ત્યારે આપણને જોવાનું મન થાય કે આ મારું ગજબ છે અને સારું કરીએ દે પાછું એટલે છોકરાઓને પૈસા આપીએ પણ એના લાડ લડાવીએ પણ એટલા બધા નહીં કે છોકરું બગડી જાય એનું હિત વિચારો ને તો હેત અંદર આવી જ જાય છે પણ હેતને આગળ કરો છો હેત હિત ચુકાઈ જાય છે એક પૈસો મા બાપની સેવા કરજ ચૂકવવામાં એક પૈસો હું બાળ ઉછેરમાં છોકરાનો ઉછેરમાં એટલે વ્યાજે આપું છું અને એક પૈસો હું ઘરમાં ઘર ખર્ચ માટે વાપરું છું એટલે અમે પતિ પત્ની એના ખર્ચમાં અમારે એક પૈસો વપરાય છે એટલે એ અમે ઘર ખર્ચમાં સમજીએ છીએ કારણ કે એનું ફળ તો જીવ્યા એટલું બસ પોતે ગમે એટલું ખાઈ જાય એ કઈ બીજું ગણાતું જ નથી એનું વધારે ખાય વધારે જવું પડે એનો કોઈ બીજો ફાયદો નહીં અને એક પૈસો હું વેપાર કરું છું એટલે કીધું ભાઈ વેપારમાં તો અર્થ શું વેપારનો અર્થ એ જ ને કે નફો પણ થાય અને ખોટ પણ જાય વેપારમાં તો બસ એટલે હું એક પૈસો એને વેપારમાં ગણું છું કે આ સગા સંબંધીઓની રાખ રકાવટ છે ને એમાં હું એક પૈસો વાપરું છું એ વેપાર જેવું છે એ ફાયદો થાય નફો ખોટે જાય ફાયદો થાય કારણ કે સંબંધીઓનો આપણે રાખ્યો હોય તો ક્યારેક આપણું રાખે એ ફાયદો પણ ઘણા સંબંધીઓ એવા હોય કે રાખી રાખીને થાકી ગયા હોય એમાં એક વાર કાંઈક વાકું પડે તો આગલું રાખ્યું બધું ગયું વીસ વીસ વર્ષ રાખ્યું હોય પછી એમ કહી દે હવે અમારે બોલ્યા વ્યવહાર નથી પણ અમે ખર્ચો કરી નાખ્યો એનું શું કરવું બધું ગયું ને આ ખોટ ધંધામાં ગણવાની એ વેપાર છે સગા સંબંધીઓ સાથે અને તો વેપાર શબ્દ વાપરો છે હું તો એમ કઉક જુગાર રમું છું પણ હવે સારું ન લાગે ને આ જુગાર જ છે ને લાગી તો દૂડી નકર કાંઈ નહીં પણ વેપાર ફાયદો પણ થાય ને ખોટ પણ જાય અને એક પૈસો પાંચમો પૈસો શેમાં વાપરું છું મૂડીરોકાણમાં તો પેલા ભોજરાજા છુપાવેશમાં એમણે કીધું કે કઠિયારાભાઈ આ એક પૈસો તમે મૂડીરોકાણમાં વાપરો છો એનો અર્થ શું તો કે એ મહારાજ એવું છે આ દિન દુખ્યા ગરીબોને માટે જે દાન પુણ્યમાં રોજ એક પૈસો વાપરી નાખું છું એ મૂડી રોકાણ છે <laughs> જે મારે વાત લઈ આવી છે એ અહીંયા છે પણ આગલી વાત પણ જીવનના સુખની ચાવીનો ખજાનો તો છે જ મા બાપની સેવા કરી બાળકોનો સરખો ઉછેર કરો ઘરમાં પછી પૈસો હોય તો પછી સાવ કઢીને ખીચડી ન ખવાય જરા ખાવા જેવું ખાવ જયારે હોય ત્યારે બસ ખીચડી આવું પોદળા જેવું શાક કરીને જમી લ્યો અરે કઈક બનાવો આ દાબેલી ને આંતે ને બધું ન ખવાય પણ બે ત્રણ મહિને મહિને એકાદ વાર તો ખાવ એમ પછી અને રોજ તમે ઉભા હો દાબેલી કરીને પછી રોજ ફરસાણ ને રોજ પીઝા રોજ ગાંઠિયા રોજ ભજીયા એ નહીં પૈસો છે તો ખાવ ન હોય એને સલાહ નથી દેતા કારણ કે જો ઘર ખર્ચ કરવું ને એમાં વ્યવસ્થિત સમજીને કરવું જેટલી આવક હોય એટલો ખર્ચ કરવો આમદાની વીસ હોય ને ખર્ચ પચીસ હોય તો હેરાન જ થવાના શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે જેટલી આવક એટલો ખર્ચ જોઈ વિચારીને કરવો આ સબમરીન નાખી હોય આપણે બોરવેલમાં પછી પાણી ખલાસ થઈ જાય ને તો ફેરવે રાખો તો મોટર બળી જાય હોય ને ફેરવો તો વાંધો નહીં એટલે પછી શું થાય એક જણા આંખમાં તકલીફ તે ડોક્ટર પાસે ગયા ડોક્ટરે બધું અવળું અવળું અમે બધું તપાસ્યું પછી કે બીજું કશું નથી આંખમાં ગરમી છે એટલે તમે લોન ઉપર ચાલવાનું રાખો તો એટલે બાપા કે આખું ઘર લોન ઉપર હાલે છે હવે આ પેલું લીલી ગ્રાસ ની લોન કે અને આ બેંક ની લોન બધું લોન ઉપર જ હાલે છે અમે બે જણા લોન ઉપર નથી કે અને વાતે આજે તમને આ ક્રેડિટ કાર્ડ ના અંતે બધું આવ્યું આખું દેવાળિયા થઈ ગયા માણસો વાપરો વાપરો ને વાપરો પણ પછી શું માટે પોતાની પાસે હોય તો વાપરવું એ ભરેલા રીંગણા ને જલેબી ને ફાફડા ને બધું જ જમવું પણ ન હોય ને તો રોટલો ને શાક નિરાતે જમવું જેને માથે કરજ ન હોય ને એના જેવો કોઈ સુખ્યો નહીં પેલા જલસા ફટકાર્યા હોય પછી શું થાય ફૂલણજી ન થવું બાયડું અમારે ત્યાં હોવું જોઈએ જ્યાં ઘણા એવા હોય ઘણા બૈરા એવા હોય ઘણાના બજારમાં જ્યાં જાય બાયડું નથી ખરીદ્યું નથી બિચારો પતિનો દમ નીકળી જાય અને ઘણા પુરુષો એવા હોય કે કોઈ મિત્રો ત્યાં જ્યાં ભાડ્યું નથી કે બધું ખરીદ્યું નથી ફૂલણજી ન થાવ ત્રણ જણા બેઠા હતા સુરત વાળાને શું ફૂલણજી ને ફૂંક ચડી ગઈ તે સો રૂપિયા નોટ કાઢીને ભૂંગળો વાળી ની જેમ ફૂંકીને પી ગયો તે એને આવું કર્યું તો મુંબઈ વાળો રે પાંચસો ની નોટ કાઢી ભૂંગળો વાળી હળગાવીને ફૂંકીને પી ગયો અમદાવાદી જાલ્યો રે એક લાખ ચેક લખ્યો ભૂંગળું મારી હું એટલે આવી સાવધાની રાખવી સૌની આરે સ્ટેટસ એ રે અને ખોટે ના જાય લાખ રૂપિયાની સ્ટેટસ ગણાય અને ખોટ એક પૈસાની નહીં એમ ભલા માણા વિવેકથી જીવતા શીખો કે માણસ એટલે આમ લહેરથી જીવવા વાળો હોય એમ એમ લાગે અને બાકી એવી કરકસરથી કે આમ જરાય તમારે એને કઈ કે આગળ પાછળ મીટર કે એને દબાવે નહીં આ શીખવા જેવું છે ફૂલણજી નો થવું ખોટું પોતાનું તળ તપાસીને મજા કરવી હોય તો પાછું હાવ ભૂખી ન રહેવું અને ચીકણી પણ ન કરવી માપી માપીને બટેટાનું શાક કરે એમ હોય અમે અમે કોક કોક ઘેરે જાય ને સીધું આવે પૂછે કેટલા સાધુઓ છો મૂર્તિ કેટલી અમે કે પાંચ પાંચ જ બટેટા દઈએ એટલે અહીંયા પાંચ બટેટા એકલો ખાય એવો સાધુ બેઠો છે એટલે તું ગણીને પાંચ દે મેળ કેમ આવે એટલે આવું ન થવું એમ થોડુંક જીવનમાં મોજ મોજથી જીવવું ખુશીથી જીવવું એ એક શરીરને હું સાચું કહું છું આ બધી વાતો કોઈને ગમે ન ગમે પણ માનસિક અને શારીરિક સ્વસ્થતા માટે આ બધું જરૂરી હોય છે બહુ જરૂરી હોય પણ પાછું ફૂલણજી પણ ન થવું બગડવું પણ નહીં પેલું ન થવું કેટલું બધું છે કેટલું કેટલુંક તમને શીખવાડું એટલે એક પૈસો છે એ હું દાન મૂડી રોકાણ કરું છું ક્યાંય દે હવે પોતે ગરીબ છે તમે વિચાર કરો કેટલી મોટી આપણને ઉપદેશ આપે છે છતાંય દાન પુંજમાં મહારાજ ભાઈ પેલા ભાઈ કે હું એક પૈસો રોજ વાપરી જ નાખું પશુ પક્ષીઓ ચણ નાખવી ગાયોને નાખું ગરીબને ક્યાંય ભિખારી કોઈ બિચારો દુખી આપી દો એક પૈસો રોજનો આપી દેવાનો એના માટે છ માંથી એક રૂપિયો આપી દેવો એ બહુ મોટી વાત છે પણ એણે કીધું મારા ભાઈ આ મૂડી રોકાણ છે આ ક્યાંય જવાનું નથી જયારે જોશે ને ત્યારે અનેક ગણું થઈને પાછું આવશે તમે પાંચ હજાર રૂપિયાની જમીન રાખી હોય ને પચાસ વર્ષ થાય ત્યારે પાંચ કરોડ આપે છે આ મૂડી રોકાણ છે એવું દાન પુણ્યનું પણ એવું જ છે જો રોક્યું હોય ને તો અનેક ગણું થઈને પાછું આવે આગલા પ્રવચનમાં આપણે અહીંયા છોડેલું હતું કે આપણને લાગે છે કે પેલી બેન માજીની સેવા કરે છે તો એમ લાગે છે કે બીજા માટે કરે છે તમે કોઈને પાંચ રૂપિયા આપતા હો પાંચસો રૂપિયા આપતા હો ગરીબની સેવા કરતા હો ગરીબોને ભોજન કરાવતા હોય કે દાબળા આપતા હોય કે કાંઈ પણ ઔષધો આપતા હો સેવા કરતા હોય તો કોઈને ફી ભરી દેતા હોય તો લાગે શું બીજા માટે કરતા હોય એવું જ લાગે છે અને સૌને એમ લાગે કે ભાઈ બીજા માટે એટલે જ આપણે શું કહ્યો શબ્દ પરોપકાર પર એટલે બીજો ઉપકાર ઉપકાર કરે છે હકીકતમાં ઊંડા ઉતરો તો નથી આ સ્વ ઉપકાર જ છે હા બીજા માટે કરતા દેખાય છે પણ બીજા માટે નથી આપણા માટે જ છે આપણને જ મળવાનું છે કારણ કે આપણે મૂડી રોકાણ કર્યું છે એ આપણી જ મિલકત છે આપણી જ પ્રોપર્ટી છે આ વાત બહુ સમજવા જેવી છે નાખી દેતા નથી દાન પૂન કરવા વાળા એ આપણને પાછું જ મળે છે બહુ ગાંઠવાળી સમજવા જેવી વાત છે એટલે મન ઓછું વધતું થતું હોય ને તે એ મૂર્ખ માણસ છે એને એમ લાગે છે હું બીજાને માટે નાખી દઉં છું નાખી નથી દેતા તમારા માટે તમારા ખેતરમાં નાખેલા દાણા છે <laughs> એ ઉગીને પાછી તમારી જ કોઠીઓ ભરશે માટે ક્યારેય ન સમજવું પણ લોભિયા એ સમજી નથી શકતા એટલે દઈ શકતા નથી જો તમે સમજો તમે આ વિસ્તારમાં રહેતા હો આજુબાજુ બધે ગંદકી હોય એ તમે તમે સાફ કરો તમારું ઘરે સાફ કરો આજુબાજુ ગંદકી સાફ કરો તો એમ લાગે ને કે આ તો બહુ સેવા કરે છે બીજી દ્રષ્ટિએ જુઓ તો એનો ફાયદો કોને મળે તમને જ કે ન મળે તમે તમારું ઘરનું આંગણું બધું સાફ કરી નાખો ત્યાં મચ્છર ન હોય પણ હવે બધે પછી બબે ફૂટ પાણી કાદવ કીચડ ભર્યું હોય અને ત્યાં આવડા આવડા મચ્છર હોય નહીં આવડા આવડા મચ્છર હોય બહુ થોડા વખત પેલા એક જણો મારી પાસે મને કે તમે આવડો વીછી જોયો વીછી આવડો હોય આવડો કઈ વીછી હોતો છે આવડો આવડો તો સાપ સાપોલ્યું હોય મને કે નહીં તમે આવડો વીછી જોયો મેં કે મેં નથી જોયું મને કે આવડો આવડો વીછી તમે જો આવડો જોયો નથી મેં કે મેં નથી આટલા વર્ષ ઉંમર થઈ ગઈ તમે આવડો વીછીને જ જોયો મેં કે ભાઈ નથી જોયું એટલે તો આવડો વીછીને જ જોયો મેં કે નથી જોયો સારું તમે જોવો તો મને દેખાડજો મારે જોવો છે એટલે આજુબાજુ ગંદકી હોય અને ત્યાં એક એક ઇંચના મચ્છર એવા હોય તો એ મચ્છર આપણને નહીં કરડે આપણને રોગ નહીં કરે એની ગટરની ગંદકી આપણને નહીં આવે અને જો આપણે આપણું આંગણું સાફ કરીને આજુબાજુ સાફ કરી નાખીએ તો તંદુરસ્તી આપણને મળે કે નહીં બસ આપણને લાગે છે બીજા માટે કરતા પણ એની સુગંધ અને સ્વચ્છતા આપણને પણ ઉપયોગમાં આપે જ છે હજી ન સમજાવો તો તમે બીજું જુઓ તમે ગુજરાતમાં સારા શાકભાજીના બિયારણનો તમે ઝુંબેશ ખેડૂતોને આપવાની ઉપાડો લાગે પરોપકાર કરતા પણ થોડા વખત પછી એ જ રીંગણા શાકભાજી તમારા થાળીમાં આવવાના છે સુધેરાલા બીજના તમારી જ થાળીમાં અને જો ન કરો તો બીટી રીંગણા તમારી થાળીમાં આવીને ઉભા રહી કેમ કર્યું લાગે બીજા માટે પણ આખરે એ જ અનાજ એ જ કઠોળ એ જ શાકભાજી એ જ સારી ગાયોના દૂધ ક્યાં આવે તમે એવી ઝુંબેશ ચલાવો કે આખા ગુજરાતમાં ક્યાંય ડાલડા વેજીટેબલ હોય જ નહીં તો તમારી થાળીમાં પણ ગાયનું ચોખ્ખું ઘી આવે કે ના આવે લાગે કરતા હોય બીજાને માટે પણ છે કોના માટે છે કોના માટે કોના માટે રણકો નથી હો હજી કારણ કે હજી સમજાતું નથી એટલા માટે હું તમને એક સોલિડ વાત કહું વાત નહીં દ્રષ્ટાંત ઘટના આ કુદરતની ઘટમાળમાં બધું તમને મને દેખાતું નથી એટલે મનાતું નથી બાકી આ તદ્દન સત્ય વાત છે કે આપણે કરીએ છીએ કોઈના માટે લાગે પણ આપણા માટે જ થાય છે કોના માટે થાય છે સ્કોટલેન્ડમાં બનેલી ઘટના આવી બધે બનતી હોય છે પણ બધે છપાતી ન હોય પણ આ છતાં છપાતી હોય જાણમાં હોય ઘણી એવી જાણમાં છે પણ મને આ વધારે અહીંયા રસ પડે તમે બધા જાણો આનંદ આનંદ થઈ જાય એવી સરસ મજાની ઘટના કથા નહીં વાર્તા નહીં દંતકથા નહીં સ્ટોરી નહીં કહાની નહીં ઘટના ઐતિહાસિક સ્કોટલેન્ડમાં સ્કોટલેન્ડમાં ફ્લેનિંગ નામનો ખેડૂત એ પોતાના ખેતરમાં કામ કરતો ટૂંકી ખેતી એમાં એને ક્યાંય દર્દ ભરી તીણી ચીસ સંભળાડી એટલે ખેડૂત ચમક્યો કે આટલો બધો પીડા ભરેલો અવાજ ક્યાંથી આવે છે કાન માંડ્યા તો જે દિશામાં એને ચીસ સંભળાતી હતી એ દિશા તરફ ખેડૂત એકદમ દોડ્યો જઈને જોયું તો કાદવમાં એક છોકરો અહીંયા સુધી તો ઉતરી ગયો હતો શ્વાસ લે તો હલે અને કાદવનું એવું છે ને જેમ તમે જોર કરો નીકળવા એમ આમ કાદવ એને અંદર ખેંચાતો જાય હવે શ્વાસ લે ને હલે તોય ઊંડો જ ઉતરતો જાય છોકરો જો થોડી ક્ષણ માટે પણ આ ખેડૂત ન આવ્યો હોત તો એ છોકરો કાદવમાં ડૂબી જાય અને એના એનો કોઈ આસપાસનો એવું કઈ ખેતર નહોતું કંઈ નહોતું છોકરો તો કંઈક નીકળ્યો છે ગમે તે પ્રકારે એટલે કોઈને ખબર ના પડત કે છોકરો ક્યાં મરી ગયો પણ આ પહોંચી ગયો એટલે તરત એક જાળીની ડાળી કાપી અને એ છોકરાને એક આપી દીધો ભાગ અને એક છેડો પોતે પકડીને જોર કરીને છોકરાને બહાર ખેંચી લીધો પોતાને ખેતર જઈ એને સ્નાન કરાવી સ્વચ્છ કરી અને છોકરાને વિદાય કરી દીધો વાત પતી ગઈ ને શું કર્યું કેવાય આને પરોપકાર હવે જોજો કેવો સ્વ ઉપકાર થાય છે આવી જ રીતે પૃથ્વી ગોળ છે તમે બોલો એ ફરીને પાછું અહીંયા જ આવે ભગવાને એટલે જ કર્યું છે આ બધું બહુ આમ ઘટના આપણને હલાવી હતી હવે એ છોકરો ઘરે ગયો એના એનો બાપ બહુ સુખી શ્રીમંત અમલદાર બહુ મોટો અમલદાર એને કીધું બાપા પપ્પા આજે આવું થયું અને એના બાપાને પણ લાગે એનો દીકરો છે આવું થયું એટલે એ સદગુણી માણસ એટલે કહ્યું બેટા કાલ સવારે આપણે છે ને એને એ વખતે ઘોડાગાડીનો જમાનો સરસ મજાની ઘોડાગાડી જોડી છોકરાને સાથે લઈ અને તું મને એની મુલાકાત કરાવ મારે એનો ઋણ સ્વીકાર કરવો છે અને કંઈક મદદ થાય તો આપણે એને કંઈક આપીએ ઋણમાંથી આપણે એમાંથી આપણે ઉગરીએ એટલે આવ્યા ખેડૂતને ત્યાં તો ખેડૂત ખેતીમાં કામ કરતો હતો તો છોકરાને તો ઓળખ્યો પણ આ બધું જોયું એટલે ખેડૂતને થઈ ગયું કે આ શું છે આમ ઉતર્યા અને કીધું પેલા તો હાથ જોડ્યા કે તમે અમારા હા કાલે તો માગો હું તમારા માટે શું કરું મારા માટે છોકરો સર્વસ્વ કહેવાય અને હું બહુ ખૂબ સુખી માણસ છું એવું નથી કે મારી પાસે પૈસાની કોઈ ખોટ છે તમારે જે મદદ જોઈતી હોય એ માગો પણ તમે કાંઈક મારું સ્વીકારો પેલો ખેડૂત રડવા માંડ્યો બાપા મેં કાંઈ પણ મેળવવા માટે આ કાર્ય કર્યું નથી મને ભગવાને નિમિત્ત બનાવ્યો ગોડને નિમિત્ત બનાવ્યા તો મને આ એક સેવાનું કામ મળી ગયું બસ અને બહુ આગ્રહ કર્યો એમણે કીધું કે તમે એક વસ્તુ મને બતાવો આપણે ખ્રિસ્તી ધર્મને માનીએ બાઇબલમાં ક્યાંય પરોપકારીનું ક્યાંય નામ લખ્યું હોય મને બતાવો પરોપકાર એટલે નામ ગુમ તો કે ના તો આ દુનિયામાં ભગવાને આટલો પરોપકાર કર્યો છે ખુદાએ પરમાત્માએ તો ક્યાંય ખુદાએ પોતાનું નામ કોતરાયું હોય તો બોલો તો કે ના તો ખુદા પોતાનું આટલું આપ્યા પછી જો નામ ગુમનામ રાખતો હોય તો મને ગુમનામ રહેવા દો ને શુગા માટે મને તમે આવે આ અભણ માણસો બોલે છો ભણેલા નથી બોલતા ભણેલા તેમ કે છે તકતી જોશે જ બહુ મહત્વની વાતો આપણે લઈએ છીએ ધ્યાનથી સાંભળવાની એટલે પેલો ખેડૂત કે કોઈ પણ હિસાબે નહીં બાપા મારે તમારું કઈ જોઈતું નથી ઓલા દિલમાં કેવું થાય કે એક માણસ આટલું કર્યા પછી અને આટલી સામાન્ય જિંદગી જીવનારો માણસ પણ એમ કે છે કે મારે કઈ જોઈતું નથી અને ના છૂટકે એને પાછું ફરી જવું પડ્યું વયા ગયા કરતા કરતા એમ થોડાક મહિનાઓ ગયા હશે આ ફ્લેમિંગ ખેડૂત એનો છોકરો ભણતો ભણતો સ્કૂલમાં આગળ ભણતો હતો પણ એક દિવસે એક સ્કૂલના પગથિયે બેઠો બેઠો ઉદાસ થઈને રડતો હતો એટલે છોકરો રડે ત્યાં એના જેવડો જ એક છોકરો ત્યાંથી પસાર થયો એમણે આ દ્રશ્ય જોયું એટલે એમણે કીધું કે ભાઈ કેમ તમે રડો છો ક્યાં એટલે એને ઊંચું જોયું અને કીધું કે મારી આ મજબૂરી છે મારો ગરીબ ખેડૂત છીએ અમે અને અમારી પાસે કંઈ છે નહીં તો ફી ભરવી પુસ્તકો આ બધું કાંઈ મારી પાસે નથી મને ભણવાની બહુ ઈચ્છા છે મારો બાપ ગરીબ છે તો શું કરું એટલે હું રડું છું કે મારું ભવિષ્ય રોળાઈ જાય છે એટલે પેલો કે તમારે આમ રડવાનું ન હોય ચાલ તમારી ભણવાની આટલી બધી ઈચ્છા છે લોકોને મોકલીએ તો ભણતા નથી તમે ભણવા માટે રડો છો અને મારી સાથે ચાલો મારા પિતાજી છે ને એ આવા કાર્યોમાં માને છે આપણે ત્યાં હું તમારી મુલાકાત કરી દઉં એટલે તમને જરૂર મદદ કરશે તમે જરાય પણ નિરાશ ન થાવ એ છોકરો પેલા છોકરાને લઈને ઘરે આવ્યો એટલે પેલા એ કીધું વાત કરી બાપુજી આવું છે ને આ છોકરો રડતો હતો હું લાવ્યો છું ફીના પુસ્તકના કોઈ પૈસા નથી તો કે એમાં બેટા કહેવાનું શું હોય તું એને લઈ આવ્યો શા માટે તે મને ખાલી કહી દીધું હોત તો મને તારા ઉપર વિશ્વાસ છે એને જોઈએ એટલા પૈસા જાઓ બેટા કોઈ દિવસ રડવાનું નહીં કોઈ દિવસ નિરાશ માનવાનો નહીં ભણવાની તારી ઈચ્છા છે તારે ખૂબ ભણો કોઈ વાંધો નહીં જ્યારે જેટલા જોઈએ એટલા પૈસા મારા દીકરાને કહી દેવાનું મારો દીકરો તને પૈસા આપી દેશે બસ તારે અહીં આવીને ધકોઈ ખાવાની જરૂર નથી ભણો બસ જા હો મોજથી ભણો પૈસા જરૂરી હતા એટલે એ જ ક્ષણે આપી દીધા જ્યારે જરૂર પડે ત્યારે મારા બેટાને કહી દેવાનું દીકરાને તને પૈસા મળી જશે જાઓ વિદાય કર્યા છોકરો ખુશ થઈ ગયો આવી રીતે આને કોઈ સોર્સ મળે એટલે એ છોકરા એના પિતા ફ્લેમિંગને વાત કરી કે બાપુજી આવી રીતે હતું હું તમને કહી શકતો નહોતો એટલે અને પૈસા આ એક માણસે મને આમ મદદ કરી છે એટલે એના પિતાને પણ થયું કે મારા દીકરા માટે જો આવું કોઈ કર્યું હોય તો મારે એને મળી એનો આભાર વ્યક્ત કરવો એની લાગણીને માન આપવું એ મારે જરૂરી છે એટલે ખેડૂત બિચારો ગમે તેમ કરીને ચાલીને ગમે તેમ સગવડતા કરી અને એના છોકરાને લઈ અને પેલા સુખી માણસને મળવા આવ્યો જેવું બારણું ખોલ્યું તો સુખી માણસ તો સોફા સેટ ઉપર આમ આરામથી બેઠો હતો અને જેવો અંદર આ એના છોકરાને લઈને ગયો તો ખેડૂત કઈ બોલી જ ના શક્યો સ્તબ્ધ થઈ ગયો સામે પેલો જે શ્રીમંત માણસ હતો એ સ્તબ્ધ થઈ ગયો બે માંથી કોઈ બોલે જ નહીં ચાર આંખીઓ અમને સજ્જડ થઈ ગઈ છેવટે અમલદાર હતો ને એ બોલ્યો કે તમે મારા છોકરાને કાદવમાંથી બહાર કાઢ્યો તો વર્ષો પહેલા એ જ કે તમે કે તમે બીજા તો કે આ સાહેબ મને થતું હતું કે આ મને મળવા આવ્યા હતા એ જ છે કે બીજા એકદમ દોડીને બે ભેટી પડ્યા અને કહ્યું કે તમારો દીકરો આજથી મારો દીકરો ગણજો એને જેટલું ઉચ્ચ અભ્યાસ કરવો મારા દીકરાની સાથે ભણશે એની બધી જવાબદારી મારી આજ પછી તમારે કોઈ દિવસ આભાર વ્યક્ત કરવા આવવાનો હોય જ નહીં બોલો એને મળ્યું કે ના મળ્યું જે એને આપ્યું હતું તે દિવસે એને જે છોકરાને બચાવ્યો સેવાના કાર્યનું ફળ મળ્યું કે ના મળ્યું કેવી રીતે રિટર્ન થઈને આવ્યું સાંભળ્યો ને હજી વાત અધૂરી છે <laughs> હવે એ છોકરાને એને એટલી મદદ કરી જેટલું ભણવું એટલું ભણાવ્યું ભણાવ્યું ભણાવ્યું એ છોકરો એ ફ્લેમિંગનો છોકરો ભણ્યો બહુ હોશિયાર ભણીને ડોક્ટર થયો અને પછી કોઈ બીજા સ્થિતિમાં પોતે સ્થિર થઈને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો થોડા વાળી વખત ગયો ત્યાં જે છોકરો કાદવમાં મરતા બચ્યો હતો એ જ છોકરો ફરીથી બીમાર પડ્યો મરણતોલ બીમાર પડ્યો હવે એને દવાખાને સિટીમાં જે હશે ડોક્ટર ત્યાં લઈ ગયા ફેમિલી ડોક્ટર પાસે ડોક્ટર એને તપાસ્યો ડોક્ટરનું ચહેરો પડી ગયો એટલે કીધું આમણે અમલદાર હતા એમના માતા પિતા એમણે કીધું કે શું છે સાહેબ તો કે તમને પેલું નહીં લાગે ને છોકરાને ન્યુમોનિયા છે હાઈ ન્યુમોનિયા છે એ સમયે ન્યુમોનિયાનો ઈલાજ નહોતો મરી જ જાય માણસ એટલે આ પરિવાર પણ રડવા માંડ્યો કે મારા દીકરાને મારે ગુમાવવાનો વખત આવ્યો છે પણ પછી ડોક્ટરે કીધું ના બસ સ્વસ્થ થઈ જાઓ તમારા છોકરાને હું બચાવી દઈશ બસ પણ સાહેબ આનો કોઈ ઇલાજ નથી અને તમે કહો તમારો છોકરો બચી જશે સો ટકા બચી જશે જાઓ તમે જરાય રડો નહીં એટલે હિંમત આપી ડોક્ટર કે સો ટકા હું બચાવી લઈશ સાહેબ કોઈ ઇલાજ ઇલાજ નહીં તમે છોડો છોકરો બચી જાય પછી અને ખરેખર એ ડોક્ટરે દવા કરી છોકરો બચી ગયો જે કેસ ક્યારેય નહોતા સફળ થતા એ છોકરો બચી ગયો પરિવાર બહુ ખુશ થયો ડોક્ટરને કહ્યું સાહેબ આ ન્યુમોનિયાના કેસ હોય બચતા નથી અને અમારો છોકરો બચ્યો તેનું કારણ શું તો કે ભાઈ એમાં એવું છે હમણાં હમણાં એક એન્ટીબાયોટિક દવા શોધાઈ છે એનું નામ પેનેસિલિન છે એ દવાથી તમારો છોકરો બચી ગયો છે અને એન્ટીબાયોટિક્સ આમ તો ઘણા બધા અત્યારે રોગમાં તમે જુઓ ને ટાઇફોઇડ થયો ને ડેન્ગ્યુ થયો ને કઈ ડોક્ટર પરીક્ષા લેબમાં થતા થતા તો એક અઠવાડિયું બે અઠવાડિયા નીકળી જાય પણ એ પહેલા ડોક્ટર એન્ટીબાયોટિક્સ શરૂ કરી દે એને આધારે જ માણસ સાજો થઈ જાય છે એન્ટીબાયોટિક્સને આપણે ગમે તેટલી વખોડીએ પણ એ લીધા વગર પણ આપણે જીવતાય નથી એ નકીકત છે ઓવર ન ડોઝ જાય એ મહત્વની વાત છે પણ લીધા વગર આજના કઈ દર્દો મટતા નથી તો એ એન્ટીબાયોટિક્સની શોધ થયેલી પેનેસિલિનની પહેલી વખત વિચાર કરો કે એને દુનિયા ઉપર માનવ જાત ઉપર પશુઓ ઉપર કેટલો બધો ઉપકાર માણસે કર્યો શોધ કરનારે કે આજે તેદીએ જીવ્યા ને આજે લોકો સેંકડો લોકો જીવે છે એન્ટીબાયોટિક્સ દવાની શોધ પેનેસિલિન પછી તો ઘણા પ્રકારો આવ્યા એમ સાહેબ પેનેસિલિન નામની એન્ટીબાયોટિક શોધ થઈ એને લીધે હા હવે તો જબરા કોઈ રોગ હોય ને બધા આનાથી ક્યોર થઈ જાય છે મટી જાય છે આવી વિશ્વમાં સંજીવીની સમાન આ ઔષધ શોધાયું છે એનો લાભ તમારા દીકરાને મળ્યો છે આ દવા શોધનારને તો મારે શું ધન્યવાદ આપવા પણ હે સાહેબ એ કોને શોધી એ એ શોધનાર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એ ખેડૂત ફ્લેમિંગનો દીકરો છે પેલા કે ફ્લેમિંગ ખેડૂતનો દીકરો એલેક્ઝાન્ડર હા એને તો અમે ભણાયો છે એ ફ્લેમિંગ જેને આને ભણાયો હતો એ જે ડોક્ટર થયો એને સંશોધન કર્યું સંશોધનનો ખૂંખોળિયો જીવ એ પેલો કાદવમાં બચાવનારો બાપ ફ્લેમિંગ એનો દીકરો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ભણી ગણીને સ્કોલરશીપ ઉપર ડોક્ટર થયો અમલદારના એ એના છોકરાને બીજી વાર પેલા એના બાપે બચાવ્યો અને બીજી વાર પાછા એના દીકરા એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એન્ટીબાયોટિક્સની શોધ કરી અને એને બચાવ્યો અને એ છોકરો જે બે વાર મરતા બચ્યો છેવટે એની સેવાના ઋણ ફરી ફરીને આને મળ્યું આને મળ્યું આને મળ્યું જો કેવું થાય છે અને પેનેસિલીની શોધથી એલેક્ઝાન્ડરની ફ્લેમિંગના શોધથી જે છોકરો બચ્યો કાદવમાં મરતા પાછો ન્યુમોનિયામાં મરતા એન્ટીબાયોટિક શોધને લીધે જીવો એ છોકરો બીજો કોઈ નહીં પણ ઇંગ્લેન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પોતે <laughs> તમે આનાથી બીજી કઈ મોટી વાત છે કે જે આપણું કરેલું ક્યાંય જતું નથી મેં તો જ્યારથી આ વાત વાંચી છે ત્યારથી એમ જ થાય છે કે આ બધું સમજાતું નથી એટલું બાકી તમે દુનિયાને ખૂણે જઈને પણ સેવાનું કાર્ય કરો તમારે ભાગે આવે આવે ને આવે ભાઈ આ તો એવું જ છે માટે કોઈ દિવસ દાન પુણ્યમાં માનવું જ નહીં કે આપણે નાખી દીધું છે બીજાને દઈ દીધું છે હવે આપણે શું કામનું છે હમ એ આપણે જ આવવાનું છે આપણા માટે જ થઈ રહ્યું છે બીજા માટે થતું જ નથી હા તમારા માટે જે વાપરો છો તમારા પરિવારમાં જે વાપરો છો સગા સંબંધીઓમાં જે વાપરો છો વ્યવહારમાં જે વાપરો છો એ બધું નકામું છે પણ પરોપકાર જે કરી નાખો છો એ મૂડી રોકાણ છે ક્યાંય જતું નથી સુનો સુનો બાદ સુનો ઓર મુંબઈમાં એ બહુ સુખી માણસ કંટાળે ને ક્યારેક ધંધા તાપવામાં પછી એમ થયું કે આપણે ચાલો અમેરિકા ફરી આવીએ થોડો પંદર વીસ ત્રીસ મહિનો જઈ આવીએ મજાક કરીએ પૈસો છે કામનું શું છે એટલે એ ને એની પત્ની ને એકાદ છોકરો છે આપણે ફરી આવીએ પણ એમાં વિચાર છો છોકરાને કે આપણે તો જઈએ પણ આપણા ગામડે બા બાપુજી છે એમને અમેરિકા ફરવા લઈ જાય ને આખરે તો એના જ આ બધા ઉપકારથી છે ને આ બધું એટલે પાસપોર્ટના અંદર બધી વ્યવસ્થા જે બધું પહેલેથી કરી બા બાપુજીને પણ સાથે લીધા ગામડેથી બોલાવી મુંબઈ મુંબઈથી પ્લેનમાં ઉપડી ગયા ગયા અમેરિકા અરે આ ગામડાના મા બાપ ગામડું છોડીને મુંબઈ માંડ આવ્યા હોય પ્લેનમાં પહેલી વાર બેસવાનું અને એમાં અમેરિકાની એ બધી જહાજ જલાવી વાયલા આમ તમે જાઓ તો જાણે એમ લાગે કે જાણે સ્વર્ગમાં જ આવી ગયા છે અને નરક તો પાછળ છૂટી ગયું છે <laughs> એવું આમ આમ ચાકા જેવું બધું લાગે ચાકા કઈક દુનિયા જ આખી બીજી હોય આપણે રિક્ષાઓ થપ્પો મારીને પડી હોય એમ પ્લેનો પડ્યા હોય એરપોર્ટ ઉપર આમ જાય પ્લેનો ને માર્ગ મળતો ઉડાન માટે માર્ગ મળતો નો માણસો બધા એટલા વિમાનો એટલા રસ્તા એવા પા તે બધી વ્યવસ્થા બિલ્ડિંગો પાઘડી પડી જાય જોતા જોતા બધા કાંઈ કલ્પના ન આવે એવું ખરેખર સગવડતા હોય તો એકવાર આંટો મારવા જેવું ખરું ના શીખવા મળે દ્રષ્ટિ મળે કે મારું આમે જીવાય એમ આપણે જે રીતે સાવ એમાંથી રીતિ નીતિ શીખવા જેવી છે ગમે ત્યાં થૂંકીએ છીએ ગમે ત્યાં કાગળ નાખીએ છીએ ગમે ત્યાં કેળાની છાલ નાખીએ ગંદકી આપણે જ કરીએ છીએ આપણે જ માંદા પડીએ છીએ એ બધું શીખવા જેવું છે ઘણું બધું એના માવતર તો બધું આપણે રહેવાનું ઉતરવાનું અને જેવા નીચે ઉતરે ત્યાં તો એરપોર્ટમાં જવાનું સામે ગાડીઓ આવી જાય આ પાંચેય જણાને ગાડી લઈને હોટેલ ઉપર લઈ જાય ત્યાં બધી આગતા સ્વાગતા જમવાનું ખાણા પીણા ત્યાંથી વળી ફરવા માટે જવાનું તો સીધી ગાડીઓ આવી જાય એમાં બેસીને બધા બધા જોવા જવાના અમેરિકામાં બધા ફળ સ્થળ તો જોવાની તાખી છે જ ને તમે ખૂટી જે ખૂટે નહીં એટલું જોવાનું છે અને જાળવે છે એવું આપણે ત્યાં એટલું જ છે કે દુનિયા જોવા આવે એની મૂડી ઉપર આખો દેશ તરી જાય એટલું આપણી પાસે ક્યાં લાવો તમે અજંટા ઇલોરા બધા આ બધું છે એવું બધું તમે ઘણું બધું એવું કેવું છે કે ખૂટે નહીં જોયું દરિયાઈ સંપત્તિ એટલી છે જોવા માટે ઘણું બધું કેટલું છે આપણે તો જાડવા જોઈને લોકો પૈસા દઈ જાય એવું છે એક ઝાડવું તો લઈ આવો વિદેશમાં આપણે હોય એવું બિન ફળાવ એક પણ ઝાડ નહીં ગમે તેવું ઝાડો હોય અને કાંઈક તો ફળ આવે અને કાંઈક ઉપયોગમાં આવે છેવટે પક્ષીઓ ખાય પેટ ભરે ને ડાળીએ ઝૂલે વિદેશના ઝાડવા હાવ સ્મશાનિયા કાંઈ ફળ આવે નહીં હા એમને લુખાય એના પાંદડા કોઈ ખાય નહીં પક્ષીઓ કાંઈ ખાય નહીં બસ બેસીને ચરકે એટલો જ ફાયદો બાકી કોઈ હા વાંચણું ભાઈ હા આ તો જોવા જેવી વાત છે ભાઈ લે આ બધા જાહો જલાલી ના બાપા જોવે જ્યાં જઈને ફરવામાં બધી વ્યવસ્થા એટલું જેડ આમ થાય રાખે એટલે માવતર છે ને અઠવાડિયા સુધી જોઈ રાખ્યું પછી એક દિવસ હિંમત કરીને છોકરાને પૂછ્યું એ બાબલા બેટા હા તને આટલે બધે બધા ઓળખે છે અહીં કોઈ તારા કે આપણા કોઈ સંબંધીઓ છે કેમ જ્યાં જાય ત્યાં તરત ગાડીઓ આવી જાય જ્યાં જાય તો ઉતારા ઉપર લઈ જાય ત્યાં તરત હજી તમે મોં પૂછીએ તે પેલા તો ચા ને કોફી ને બધું આવી જાય એમાં ખાંડ જુદી આવે ને થેલું જુદું આવે ને દૂધ જુદું આવે ને આ જુદું આવે ને ગરમ પાણી આવે ને ઠંડા પાણી આવે ને ટુવાલ આવે ને કાગળના ટુવાલ કપડાના ટુવાલ ને ફલાણા ટુવાલ ઓઢવાના ટુવાલ પહેરવાના ટુવાલ ને વીપડવાના ટુવાલ ને નહીં પહેરવાના ટુવાલ ને આ બધું આ બધું અને જ્યાં જ્યાં જોવાનો બધું અને એ પૈસો તું કોઈને આપતો નથી તે ઓળખાણ વગર તો કઈ સરભરા થાય નહીં કઈક પૈસો આપતો જ મને એમ થાય કે તે ગાડી બાંધી હતી કોઈને પૈસો દેતો નથી છતાં તને ખાવાનું ગાડીઓમાં આવીને ટાઈમે આવીને ઉભા રહે જાય દરવાજા પાછળ આગળ અને તને રાખે સાચવે વગર પૈસે તે આટલી બધી કઈ ઓળખાણ છે શું છે છોકરો હસ્યો પછી કે બાપુજી આમાં ઓળખાણનું કાંઈ નથી આ ટૂર કાઢનારી કંપની હોય ને બોમ્બેમાં એને મેં ત્યાંથી બધા પૈસા ભરી દીધા છે એટલે હવે બધી આગળ આગળ વ્યવસ્થા કંપની કરે આપણે એક પૈસો કાઢવાનો હોતો જ નથી બસ એમ જ આપણે પણ પ્રવાસમાં છે મનુષ્યનો દેહ મળ્યો છે અત્યારે મૂડી રોકી દો આગળ ઉપર બધી વ્યવસ્થા થતી દો આ કંપનીમાં રોકી દો સદ્ધર સદ્ધર પેઢીમાં પૈસા રોકી દો આગળ જ્યાં જશો ત્યાં બધી સગવડતા થશે સાચી વાત છે ને જૂઠ જરાય નથી ભાઈ પ્રવાસમાં છે આપણે ટૂરમાં છે આગળ ઉપર જો તમે તમને મનાઈ ગયું કે આ છેલ્લો જન્મ છે આપણે ભગવાનને ભજીએ છીએ તો નો પ્રોબ્લેમ તો તમને એમ થાય કે હવે આપણે દાન પુન કરવાની શું જરૂર છે તો ભગવાનની આજ્ઞા લીધે કરવું પડશે ભાવ્યમ દિનેશ વત્સલહી જે મારા આશ્રિત હોય શિક્ષાપત્રીમાં શ્રીજી કહે એમણે દિન જન વિશે દયાવાન થવું હા ભગવાનની પ્રસન્નતા માટે પણ એ કરવાનું છે અને ભગવાનનો જે ભક્ત હોય કર્યા વગર રહી શકે નહીં એટલે ફળ ન જોતું હોય તો અને આમે એવું છે પુણ્યના કાર્યો કર્યા પછી ભગવાનનો સાચો ભક્ત જ એ કે જે ભગવાનને સમર્પણ કરી દઈએ એટલે જ આપણે છેલ્લે મંત્ર પૂજા વિધા વિધા પછી બોલાય છે કાય ને વાચા મનસે ઇન્દ્રિય પ્રકૃતિ બુદ્ધા કરી યદ્યત કરીશ્યામી તદ નારાયણ સમર્પયામી બધું જ હું નારાયણને સોંપી દઉં છું કારણ કે જો પુણ્ય પકડી રાખો તો પણ પુનર્જન્મ લેવો પડે યાદ રાખજો કે આ બધું મેં કર્યું છે તો ભોગવવું પડે પણ પ્રભુ પ્રભુ આ તમારું છે ને તમને આપ્યું તો પ્રભુ આપણા માટે રાજી થાય એનાથી બીજી મોટી મૂડીશું પણ આ હું કરું છું ને પછી તમે એની લિસ્ટ કરીને ચોપડીમાં રાખી મૂકો તો ભોગવવા પાછું આવવું પડે એટલે ભગવાનની આજ્ઞા છે એટલે દાન કરો અને જેને એમ છે કે આપણે આ જન્મે કઈ પાર પડી એમ નથી તો પહેલેથી વ્યવસ્થા કરો હા નહીં તો જ્યાં જશો ત્યાં કાંઈ નહીં મળે એટલે મૂડી રોકાણ કરો આપશે સામે સામે આગળ આગળ આવશે અને ભાઈ સાચી વાત એ જ છે જો આપણે કહેવત છે ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે ગરથ ગાંઠે ગાંઠે એટલે પૈસો હોય ને ગાંઠે બાંધ્યો હોય પેલા ગામડા ગાંઠે બાંધી દેતા મતલબ સાથે ખિસ્સામાં રોકડો રૂપિયો હોય એ કામ આવે અને વિદ્યા પાઠે પાઠે એટલે મુખપાઠ કંઠસ્થ વિદ્યા હોય તમે ઘણું વાંચ્યું પણ યાદ ના હોય તો પરીક્ષામાં લખો શું બોલો ભાઈ હે યમપુરીમાં યમના દૂતોએ બધા પાપીઓને કહ્યું તમારા જે પાપ છે એની નોંધ કરો અને બધા એને સપલી આપતા હતા એક આ નોંધ લખો બધી એ બધી સપલી આપતા આપતા શરદ પવાર પાસે આવ્યા તો એમણે કીધું તમને કેટલી આપવું એને એકે પૂરી થઈ જશે પણ તમારે કેટલી જોશે એમાં બધા પછી આવી ગયા બધા જે છે જે છે બધા ઘણા એવા છે અહીં ક્યાં ખાયા ખૂટે એવા છે યમપુરી સકલી ખૂટવાડે એવા છે યાદ હોય તો જ વિદ્યા કામની યાદ હોય તો જ તમે બે મિનિટ કઈ બોલી શકો વિદ્યા પાઠે મારી પાસે હજાર પુસ્તક હોય બે હજાર પુસ્તક હોય એ બધા મેં વાંચ્યા હોય પણ યાદ ના હોય તો હું શું બોલું કંઠસ્થ જોઈએ તો જ બોલાય કંઠસ્થ હોય તો તમે ઇન્ટરવ્યુમાં કઈ કહી શકો વાંચું ગણું શું કામનું એવી જ રીતે પૈસો પણ સાથે હોય તો જ કામ હવે અંતરિયાળ જરૂર પડી છે બેંકમાં તમારે દસ કરોડ હોય પણ શું કરો ભેળા દસ રૂપિયા હોય તો કામ થાય એટલે પૈસો સાથે જોઈએ નહીતર મૂડી ગમે એટલી હોય તો કશું કશું કામનું નહીં સુનો ઉસ પર એક વાત સુનો પંજાબમાં એક દુનીચંદ કરીને વાણ્યો એ પણ ઐતિહાસિક ઘટના છો દુનીચંદ નામનો વાણિયો ખૂબ પૈસો પાવડે ખાપો એટલો આ પાવડાના હાથાવાળા જેવા હા એ દ્રષ્ટાંત છે મારે કોકદી તમને લેવું છે ઝપટમાં પણ હજી આવતું નથી મોકો આવશે ત્યારે જ આવશે મને હા ગરી ગયું છે ને એ કોકદી આવવાનું છે બરાબર નું આવવાનું છે એટલે મજાની વાત છે એટલે દુનિચંદ પાસે ખૂબ પૈસો પણ રાતી પાય પણ દાન પુણ્યમાં કે કોઈને આપે નહીં કોઈને મદદ ને આપે જરાય અરે ઘરમાં ઓછું વાપરતો છે રામદાણે પણ પૈસો ઘણો પણ એનો કોઈ વાપરી ન જાય વાત લાંબી થાય છે કાક બાપુએ કહેલું છે અમુક અમુક વસ્તુ કોઈના હાથમાં ક્યારેય આવતી નથી પતિવ્રતા નારીનું શીલ મરી જાઓ તો પ્રાણ મૂકી દે પણ એ સ્ત્રી કોઈના હાથમાં ના આવે પતિવ્રતા નારીનો શીખ કેસરી મોછ એ સાવજ સાસણ ગીરનો કેસરી બાળ સિંહ હોય એ હોય અઢી હાથનો આમ અઢી ફૂટ્યો હોય પણ એ જીવતો હોય ત્યાં સુધી હોય તન તન પૂંખડા પણ કોઈના બાપની તાકાત નથી જીવતો હોય ત્યારે મૂછનો એક વાળ પણ તોડી આવે તોડી શકે એ પેલા એના રીંગણું થઈ જાય તોડી શકે મારીને ખાઈ જાય ઓલા હા હા હા કરી ઉભો થાય તો આના વાળ એમને ખરી જાય કેસરી મોચ પતિવ્રતા નારીનો શીલ અને બીજી એક બે વાતો ગણાવી છે પણ મને યાદ આવતી નથી મણિધર નાગનો મણી કહેવાય છે મણિધર નાગ હોય છે એનામાં મણી હોય છે જીવતો હોય ત્યાં સુધી કોઈની તાકાત નહીં કે એનામાંથી મણી ઉતારી શકે કારણ લેવા જાય એ પેલા ફૂંક મારીને મારી નાખે એમ મણિધર મણીનો મણી પતિવ્રતા નારીનો શીલ કેસરી બાળની મોજ અને એવી જ રીતે લોભિયાનો પૈસો એ જીવતો હોય ત્યાં સુધી કોઈની બાપની તાકાત નથી કે એમાંથી એક પણ રૂપિયો લઈ શકે અને એટલા ઠંડે જે હોય તમને આપે જ નહીં તમે કયો કે અરે શેઠ સાહેબ લખાવા રે તમે આયા બહુ સારું કર્યું મારો ગરમે ન થાય તમે ગાયડો દો ને તો કે શેઠ સાહેબ તમને ગાયડો દીધી છે ને લીધી નથી ને કઈ એમાંથી ને વેપાર કરે બોલો એટલે લોભીઓ એ પૈસો જીવતો હોય ત્યાં સુધી કોઈને આપે કામ જ ના એવો ધુનીચંદ ગુરુ નાનક સાહેબ ત્યારે હયાત એને વાત આવી યાદ કે અરે આટલો બધો પૈસો અને આપણે ધર્મનું કામ કરીએ અને ગરીબોના કામમાં દુનીચંદનો પૈસો ના આવે પંજાબી માણસ થઈને અને હું પંજાબમાં મારે એને કાંઈક કહેવું જ જોઈએ મારી ફરજ છે નાનક સાહેબ ગુરુ નાનકદેવ સામે ચાલીને દુનિચંદ ઘરે જઈ પડ્યા અચાનક હવે ગમે તેમ તો ભારતનો માણસ છે ને એટલે આવકાર તો આપે આવો અને ગુરુ નાનક ને એ પંજાબમાં ન ઓળખતો હોય એવો કોણ હોય આવો બાબા બેસો બેસો બેસાડ્યા એ જળ લાવીને આપ્યું પીધું પછી છે જે સ્વાભાવિક આપણે કોઈ પણ માણસ હોય તો બોલે આવી રીતે આવું કોઈ માણસ આવ્યું હોય તો શું અચાનક બાપજી આવવાનું કારણ હું આપની શું સેવા કરું હા મોઢામાં શબ્દ નીકળી ગયો આપની હું શું સેવા કરો ગુરુ નાનક કે બસ હું એટલા જ માટે આવ્યો છું બહુ મારી નાનકડી સેવા છે વાત જોજો ભાઈ સુખી થવાના રસ્તા છ પૈસા ઘરમાં હોય એવો કોઈ માણસ આ સભા નથી બેઠો આ કઠિયારાની વાત ચાલે હો છ પૈસા વાળાની હા અને સુખ નો ભંડાર છે આમાં તમે સારામાં સારી વસ્તુ લઈને ખાઈ પી જશો એનો કોઈ અર્થ નથી સરતો પણ ભૂખ્યા રહીને જો કોઈને આપી દીધું છે તેનો અર્થ બહુ મોટો થશે મૂળ તો દાડો જ એવો કોઈનો આથમો જોઈ જયારે કોઈને કઈ ખવડાવ્યા વગર રાત પડે કોઈ પણ કોઈ પણ કોઈ પણ આવે ને તો સહેજે કાંઈ ન હોય તો મુખવા જ ખાવ ભાઈ તમે ભલે જમીન આવ્યા છો તમારા તમારા પેટમાં મગ મૂકવા જેટલી જગ્યા નથી અમે જાણીએ છીએ પણ ઘરે આવ્યા છે થોડુંક મુખવાસ ખાવ ખાવ કઈક ખાવ એમ કેમ આવી મોટી વાત છે બસ મારે નાનકડી સેવા છે બતાવો ભાભજી ગુરુ નાનક સાહેબે એના જબ્બાના ચાળમાંથી અહીંથી એક સોય કાઢી કપડું સાંધવાની આવડી એક આંગળી જેવડી સોય સુઈ નિડલ એ પેલા દુનિચંદને આપે લ્યો આ રાખો આ સાચવજો હું તમારા કરતા વ્રત છું પેલા મરી જઈશ સ્વર્ગમાં જઈશ તમે પછી મરશો ત્યાં સુધી સાચવજો મરો ત્યારે આ સુઈ સાથે લેતા આવજો સ્વર્ગ મને મને સ્વર્ગમાં મને હાથ હોય આપી દેજો બસ આટલું જ નાનકડું કામ છે આટલું કઈ નાનક સડસડાટ નીકળી જ ગયા આ ઓલો જોઈ રહ્યો હજી તો જ્યાં કઈ વાત કરવી ત્યાં તો નાનક નીકળી જ ગયા શેઠિયાએ સુઈ લઈ લીધી પણ વિચાર આખી રાત સુઈ ન શીખ્યો એ માણસ કે આખી જીવતો છું ત્યાં સુધી સાચવી દઉં પણ મરી જાઓ પછી તમે આ સુઈ મને હાથો હાથ સ્વર્ગમાં આપજો આ ત્યાં લઈ કેમ જાવી નનામી સુધી ભેળી ખોંચાવો તોય ત્યાં બળી જવાની હારે તાપવાની નથી ખાપણ ઓઢાડ્યું છે એ લઈને ઝાડવા ઉપર નાખી દેવાના છે એમ નામ છાણા લાકડામાં સળગાવી દેવાના છે એટલે કપડું હારી આવવા નથી તો આ સોય મારે લઈ કેવી રીતે જાવી અને આ મને સોંપીને આવો મોટો સાધુ પુરુષ વયો ગયો હવે મારે કરવું શું આખી રાત ઊંઘ ન આવી દુનીચંદને સવારે જાગ્યો આ ભાર મારાથી નહીં ઉપડે સોયનો અને એક સાધુનો જો રહી જાય તો મરી જાય એટલે એ તો દોડતો સવારે આવ્યો નાયા ધોયા વગર આવીને ગુરુ નાનકના પગમાં પડ્યો બાપજી આ સુઈ પાછી લઈ લ્યો હું આ સેવા નહીં કરી શકું કેમ ભાઈ આટલું કામ સોંપ્યું તો નહીં થાય તો કે બાપજી અહીંયા હું સાચવી દઉં પણ મરી જાઉં પછી ઉપર તો આ સુઈ શું કાંઈ ન લઈ જઈ શકાય ત્યારે નાનકદેવ કે સુઈ નથી લઈ જઈ શકતો તો અખૂટ સંપત્તિ છે એને તું ક્યાં લઈ જવાનો છે સાથે ઉપર પડ્યું રહેવાનું છે અહીંયા એક સુઈ નથી લઈ જવાનું અને એ મારી આપેલી છે એ નથી લઈ જઈ શકવાનો તો આ અખૂટ ધન સંપત્તિ ભરી રાખી છે એ સાથે આવવાની છે અને માણસ જાગી બાપજી સાચી વાત છે સાથે કાંઈ નહીં આવે નાનક દેવ કે સાથે આવવાની રીત સમજાવું સુઈ છો અખોટ સંપત્તિ સાથે આવે તારી પાસે જેટલું છે એટલું બધું તારી સાથે આવે એની રીત બતાવ લોભિયાને આ રીત જડે મૂકે <laughs> એ આ તારી પાસે જેટલી સંપત્તિ તારે લઈ જવી હોય એ બધી સંપત્તિ સુઈ સમેત વસ્તુ ઉપર અલોકમાં પાછી લઈ જઈ શકે એવી તરકીબ તને બતાવું ભરજી બતાવો ને બસ તારી પાસે જે છે એ ગરીબોને આપવા માંડ વેચવા માંડ પરોપકાર કર સેવા કર દિનને દુખિયાને ગાયોને પશુઓને પક્ષીઓને દરિદ્રોને રોગીઓને અનાથોને વૃદ્ધોને માંડ સેવા કર સાધુ સંતો ફકીરો ગુરુદ્વારાઓ મંદિરો બધાને કર સેવા કર સૃષ્ટિની સેવા કર અને જેટલું વાપરીશ એટલું બધું ઉપર જશે ભાઈ ભાઈ ભાઈ ભાઈ તમે અહીંયા નાખો દાણો ધરતીમાં નાખીએ ડુંડું આકાશમાં આવે છે શું બતાવે છે એ અહીંયા નાખીએ ડુંડું ઉપર આવે વાત કરો ક્યાંય ક્યાંય આવે તો અવશ્ય મળશે તમે આ સંપત્તિ સાથે લઈ જવાનો કિમ્યો છે અને જો મરતા પેલા ના કર્યું તો જે છે એ બધું ફોક અને ખાલી હાથે જવાનું એના કરતા આગળ સંપત્તિ આવે તો શું ખોટું અને ટ્રાન્સફર થઈ જ જાય તમે ઇન્ડિયામાં તમારી પાસે રૂપિયા હોય અને તમે દસ લાખ રૂપિયા તમે એ ઇન્ટરનેશનલ બેંકમાં તમે નાખી દો પછી દુનિયાના છેડે તમે જાઓ તમને ટ્રાન્સફર થઈને આવે કે નહીં બસ આ દાન પુણ્ય કરેલું ગમે ત્યાં જાઓ તમને પુણ્ય પહોંચે પહોંચે પહોંચે એટલે અમથા શ્રીમંતોના કૂતરા પ્લેનમાં ફરતા હશે ખહુરિયા વાત કરો છો એ આપ્યું હોય તો ફરે કોઈ ગરીબોને ટિકિટ લઈ દીધી હોય પ્લેનમાં બેસવાની કોઈ દરિદ્રને કોઈ રોગીઓને કાંઈક સેવા કરી હોય ત્યારે જો પ્લેનમાં ફરે છે નહીતર આપણી આ સોસાયટીમાં કેટલા રાત હા કરતા હોય આખી રાત બિચારા ભૂખ્યા તરસે રાયડું નાખતા હોય આપણે ત્યાં કૂતરા ભેળા થઈને કેમ રોવે છે ખાવાનું નથી મળ્યું રાતનું ઓઢવા નથી મળ્યું એટલે બીજા શું કરે બીજું બીજું કરે શું આપ્યું નથી સાહેબ મૂડી લઈ જવા ટ્રાન્સફર થઈને પહોંચે પહોંચે ને પહોંચે પણ તમને વાત કહું પાપ કર્યું હોય તો પહોંચે છે ગમે ત્યારે ગોતી લે છે કે નહીં કોઈ પાપ કર્યું આપણને કઈ દુઃખ આવે ત્યારે આપણે નથી કેતા ભાઈ આ કર્યા ભોગવવા પડે પણ એ પાપ પણ આપણે જ્યાં જાય ત્યાં ગોતી લે છે તો પુણ્ય કર્યું હોય એ આપણને ના ગોતી લે જ્યાં જાય ત્યાં ગોતી લે પણ પાપમાં આપણને પાછો વિશ્વાસ છે કે ગોતી જ લેશે પુણ્યમાં વિશ્વાસ નથી કે મને ગોતી લેશે ફોકટ જશે અરે પાપ ગોતી લેતો હોય તો પુણ્ય તો અજવાળું છે અંધારું ગોતી લેતો હોય તો અજવાળું તને નહીં ગોતી લે ભલા માણસ શું વાત કરે છે ટ્રેન બોમ્બે થી અમદાવાદ આવતી હતી અને ટ્રેનમાં એક અંધ ભિક્ષુક ચડી ગયો અને હાથમાં કટોરો લઈને બિચારો આમ બોલે છે ભગવાન કે નામ પર કુછ દે દઉં भगवान के नाम पर कुछ दे दो रघुपति राघव રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ બોલતો જાય છે એમાં લગભગ દેનારા ના હોય પણ ઉપલી ત્રીજી સીટ હોય ને એને દયા આવી ગઈ એને ત્યાંથી રૂપિયો કાઢ્યો નીચે વાળાને કીધું કે ભાઈ આપો ને અલગ ભિખારીને આપી દે એ વચલેની સીટ વાળાએ સામેની સીટ વાળાને આપ્યો એ ભાઈ કટોરામાં નાખી ગયો ને પેલા ભાઈ આપ્યો છે એને નીચેના વાળાને આપ્યો નીચે વાળા લઈને ઓલા ભિખારીના કટોરામાં સિક્કો હોય નાખે એટલે ઠણણ દઈને પડે જ ને એટલે પડ્યો અને ભિખારીએ કીધું ભગવાન તમારા ભલા કરે અને પેલી બર્થ ઉપર બેઠો તો એની માણસ બોલ્યો રૂપિયો કોનો અને દુવા કોને દીધી કારણ કે હકીકતે ઓલ્યા દીધો અને આમ ફરતા ફરતા ફરતા આવીને આ માણસે ઓલા કટોરા નાખ્યો ભિખારી એને હાથ આમ કર્યો ભગવાન તુમારા ભલા કરે અને ઓલો બોલ્યો રૂપિયો દીધો કોણે અને દુવા કોને દીધી ત્યારે અંધ ભિક્ષુક એમ બોલ્યો કે હું આંધળો છું પણ મારી દુવા આંધળી નથી ગોતી લે ભાઈ ભાઈ ભાઈ હું આંધળો છું મારી દુવા આંધળી નથી જેને આપ્યો છે એને ગોતી લે છે વાહ વાહ વાહ તો પાપ ગોતી લેતું હોય તો પુણ્ય ના ગોતી લે આપવામાં ક્યારેક પાછું મન રાખવું આપણા માટે છે એટલે જો આ કઈ લેવા માટે નથી માંડી હો કથા અને એવા કઈ તમે છો જ ને પીધા ભેળ ઉતરી જાય પણ જીવનનું રહસ્ય છે જીવનનું રહસ્ય આ છે દેવામાં મન પાછું ન પાડ દેવામાં પાછું એક દિવસ ઠંડી સહી લેવી પણ આલે લઈ જા વાહ ગજબ છે અરે લીંબડીના ઠાકોર અને કવિ શંકરદાનજી એનો રાજકવિ લીંબડીની બજારમાં ત્યાં ફરતા હતા શિયાળોનો ઠંડો પવન હતો માઘ મહિનાની ઠંડી પણ સવારના પોરમાં વકમાં નીકળ્યા હતા અને મહારાજાએ સરસ મજાનો કિંમતી કોટ પહેર્યો હતો ઓવરકોટ લાંબો અહીંથી ગોઠણથી હેઠો ઉતરો અને શંકરદાન ગઢવી કવિરાજ એને ઓઢ્યો હતો હ આમ કોટ પગની પ્યાનીથી નીચે આમ ડબુરી જાય એવો અને ભયંકર ઠંડી હલબલી જાય દાંત કડકડ કડકડ કડકડ કડકડ કડકડ થઈ જાય એવી ટાઈટ હતી એ હાલ્યા જતા એમાં એક ગરીબ માણસ રસ્તાને કાછ્યા એવો ઠરે એવો ઠરે એવો ઠરે એ નીકળ્યા એટલે આમ લીમડી ઠાકોર ઉભા રહી ગયા જોયું શંકરદાને જોયું પણ શંકરદાન ગઢવી રાજકવિ એને જોયાની ભેળ જ ઓવરકોટ ખોલી ભિખારી નોઢાડી દીધો ખોશ થઈ ગયો ભિખારી અને શંકરદાન ઠરવા માંડ્યા ટાઢ જેવી હતી પછી તો ભિખારીની વાત પૂરી થઈ ગઈ એટલે હાલવાનું જોઈએ હાલતા થઈ ગયા પણ ખુદ લીંબડી ઠાકોરને મનમાં થઈ ગયું કે સાલું હું ન આપી શક્યો અને આ જેને હું નભાવું છું એ કવિરાજ શંકરદાને પોતાનો કોટ ઉતારીને આપી દીધો મોઢું તો થઈ જાય ને બોલ્યો વાળંદી વાટકી જેવડું થઈ જાય માંડ માંડી ઠંડીમાં હિંમત હાલી અને લીમડી સાંભળજો અવાજ સાંભળજો શબ્દ જવાબ સાંભળજો શંકરદાનને લીમડી ઠાકોરે કીધું શંકરદાન કવિરાજ હા મને એક જવાબ જોયો બોલો એ ભિખારીને ઠરતો જોયો તો તમારો જીવ હાલી ગયો અને તમે કોટ ઓઢાડી દીધો મને કેમ દેવતા નામ ફાયલું કેમ મારાથી દેવાનું કેમ નહીં તો કે મારા ખોટું ન લગાડે તો વાત કહી દઉં હા નહીં ખોટું લાગે કહી દો તો કે વાત એવી છે કે મેં કોટ ઉતારીને એટલે આપી દીધો કે મને મારા ઠાકોર વિશ્વાસ ઉપર વિશ્વાસ હતો તમને તમારા ઠાકોર ઉપર વિશ્વાસ નહોતો એટલે તમે કોટ ના આપી શકો મને મારા ઠાકોર ઉપર વિશ્વાસ હતો કે લીમડી ઠાકોર મને બીજો કોટ આપશે જ પણ તમને આ દ્વારકાના ઠાકોર ઉપર વિશ્વાસ નહોતો તમારા ઠાકોર ઉપર એટલે તમે આપી ન શક્યા વારે વાહ જેને ઠાકોર ઉપર વિશ્વાસ હોય એ આપી શકે છે દાન આપે બીજાના માટે નથી કોના માટે છે લઈ જવાની આ રીત છે દુવા ગોતી લે છે ભાઈ ગોતી જ લે છે હા અને બહુ સરસ મજાની કાવ્ય પંક્તિઓ જે ટીચર્સ છે એને તો સાંભળી જ હશે મીન પિયાસીની કે પરમેશ્વર તો પેલું પૂછશે મર્યા પછી પરમેશ્વર તો પેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું પરમેશ્વર તો પેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું આ દર્દ ભરેલી દુનિયામાં કોઈનું આંસુ લૂછું તું ત્યારે ગેંગે ફેફે થઈને કેશે હે હે હે શું શું શું આ બધું કબૂતરોનું ઘુ ઘુ ઘુ ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં ભમરા ગુંજે ગુંગું ગું કોયલ ગુંજે કુંકુ કુ ઘુવડ સમો ગુગવાટા કરતો એક માણસ બોલે હું હું હું પણ પરમેશ્વર તો પેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું તમે કેટલા આપણે નથી જિંદગી નો જરા સરવાળો માંડજો ઉપર નહીં પૂછે કેટલા બંગલા તમે બનાવ્યા એ પૂછવાનો નથી ઠાકોર કેટલા તમે બંગલા બનાવ્યા અને એમાં કેટલા આરસ પાથરા અને એમાં એટેચ બાથરૂમ કેટલા હતા ને આવું કેવું હતું એવું કાંઈ પૂછવાનું નથી પતરાના શેડમાં રહેતા હતા કઈ પૂછવાનું પણ તમે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું જો સાંભળજો ભાઈ ઘણાના મનમાં એવો એક ભ્રમ કરી ગયો છે કે દાન પોઈન્ટ તો પૈસા વાળા જ કરે આ બધી વાતો પૈસા વાળા માટે છે ના ના એટલે કીધું છ પૈસા વાળા કઠિયારાની વાત છે આ એક એક જેને કાનથી સંભળાય છે આંખેથી દેખાય છે બે માણસ આત્મહત્ય જીવનારો કોઈ પણ આ આજે લિવિંગ થિંગ છે બિંગ છે એના માટે આ વાત છે કોઈ એમ નહીં માનવાનું કે બીજાને માટે છે આપણી માટે જ છે બધા કરવું જ પડે પરમેશ્વર તો પરમેશ્વર તો શું પૂછશે શું પૂછશે બોલો બોલો પણ કોઈનું સુખ દુઃખ દર્દ ભરેલી આ દુનિયામાં હા વાહ ભગવાન કે બંધે અદભુત વાત તમે સાંભળજો જેને જેટલી ઇન્ટેલિજન્સ એટલોય હલશે અને એટલોય સમજશે એક માણસ મરી ગયો નર્કમાં ગયો યમદૂતો એને લઈને ધર્મરાજની સામે ઉભો રાખ્યો તરત જ ચિત્ર અને વિચિત્ર ગુપ્તોએ ચોપડા ખોલવાનું શરૂ કર્યું એટલે પૃથ્વી ઉપર મરીને નરકી આવનારો જીવ એમને આર્ગ્યુમેન્ટ દલીલ કરી ધર્મરાજ તમે ચોપડામાં જે લખ્યું હોય તે મને કબૂલ છે તમારા હિસાબ કિતાબ પ્રમાણે મને તમે જે સુખ અથવા દુઃખ આપો એ કબૂલ છે મને સ્વર્ગમાં નાખો નરકમાં નાખો જ્યાં નાખો મને કબૂલ છે એમાં હું કંઈ પણ કહેવા માંગતો નથી પણ એ બધા જ હિસાબ પતાવો એ પેલા મારી એક વિનંતી છે એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો મારી એક વિનંતી છે એ પૂરી કરો શું વિનંતી છે એક મિનિટ માટે મને પરમાત્મા સાથે મુલાકાત કરાવી દો વાતચીત નહીં પરમાત્મા સાથે મને એક મિનિટ મુલાકાત કરાવી દો તમારા હિસ્સા મને મંજૂર છે મને જ્યાં નાખવો હોય ત્યાં નાખી દેજો તમારા કર્મફળના હિસાબ એ મને એમાં જરાય દખલગીરી કરવી નથી એક મિનિટ મને મુલાકાત કરાવી દો ધર્મરાજ કે એ નહીં થાય કેમ ના થાય અમારે બંધારણ નથી એવું બંધારણ ન હોય તો આઘું પાછું કરો થોડો સુધારો કરો અરે ભાઈ સુધારો ના થાય મને બંધારણમાં સુધારો કરવાની જરૂર નથી એ વ્યવસ્થા જ નથી અહીં એક જ વ્યવસ્થા છે પૃથ્વી ઉપરથી અહીંયા આવો અહીંથી પૃથ્વી ઉપર નાખી જાય એ સિવાય અહીં કોઈ બીજી સર્વિસ જ નથી અહીં કોઈ બીજી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જ નથી આ એક જ વ્યવસ્થા છે અર્થ ટુ હેલ હેલ ટુ બસ બીજું કઈ સ્વર્ગથી એટલે નરકથી પૃથ્વી પૃથ્વીથી બીજી તમને મુલાકાતની કોઈ વ્યવસ્થા જ નથી અરે વ્યવસ્થા ના હોય તો કરો પણ મેં તમને કહ્યું છે મને એક મિનિટ એક મિનિટ મુલાકાત આપો ભગવાન સાથે ધર્મરાજ કે ન થઈ શકે બધામાં કેમ ના થઈ શકે મેં ઘણી વાર સાંભળ્યું છે તમે બ્રહ્માને મળવા જાઓ છો શિવને મળવા જાઓ છો વિષ્ણુને પણ મળવા જાઓ છો તમે જાઓ છો ને કહો છો વ્યવસ્થા નથી એટલે આ ભાઈ તો મારા પૂરતી વ્યવસ્થા છે તમારા પૂરતી હોય મને હારે લઈ જાવ શું વાંધો છે ભાઈ તને હારે ના લઈ જવાય ન શા માટે લઈ જઈ શકાય તમે ધારો તો થઈ શકે પણ લગભગ બધા અધિકારીઓ આમ જ કહેતા હોય છે અમને પૃથ્વી ઉપર અનુભવ છે કે આ વ્યવસ્થા નથી આમ થાય એમ નથી કરવું હોય તો બધું થાય છે કરવું હોય તો બધું થાય છે ન કરવું હોય તો કાંઈ નથી થતું મારો ગળે જ પીડ્યો ધર્મરાજને થયું કે આ પિંડ કઈ છોડે એમ નથી એટલે કીધું કે ભાઈ જો તને લઈ જયું કોઈને વાત નહીં કરવાની નહીં પછી બધા આવીને માગણી આવી કરે તો ઉપાધિ હું બીજાને કહેવાનો નથી તો વાંધો નહીં ધર્મરાજે એનું વ્હીકલ પાડો એ મંગાવ્યો પેલા કીધું ભાઈ ચડી જા પાછળ એને પાછળ બેસાડ્યો અને ધર્મરાજ ઉગડ્યા સીધા ગયા વૈકુંઠ એને દરવાજે ઉતર્યા પાડાને પાર્કિંગમાં બાંધ્યો એટલે વ્યવસ્થા તો સમજાવવી પડે ને શું હા વાહનને ત્યાં મૂકવું જ પડે તો પાડાને મૂક્યો અને ધર્મરાજ પેલાને લઈને સાથે ચાલ્યા તો સ્વર્ગના દરવાણીઓ રોક્યા કે ધર્મરાજ આપને નમસ્કાર છે આપ પ્રવેશ કરી શકો છો આ કોણ છે પેલા કીધું થઈને બબાલ ન જવા દે અરે પણ ન જવા શું કામ દે તમે કેતા અહીંયા ન વાય તો અહીંયા સુધી પહોંચી ગયો કે નહીં હવે એ જ ના પાડશે માથાકૂટ કરશો જગ્યા થઈ જશે દરવાણી કે કેમ ના જવાય અરે ભાઈ ના જવાય કોઈ હિસાબે ના જવાય તમે એમ એની પાસે જગ્યા કરી લીધી એટલે તમે એમ માનો છો અહીં જગ્યા થઈ જશે ધર્મરાજ તમે જઈ શકો ભાઈ મારે તો કોઈ કામ જ નથી આ વાત પાછળ લાગ્યો છે એટલે હું આવ્યો છું તો કે એને પ્રવેશ નહીં મળે પેલે એ જ માથાકૂટ કરી કેમ નહીં મળે એ મને તમે સમજાવો ના મળે એટલે અહીંયા તમારી એવી કોઈ વ્યવસ્થા વ્યવસ્થા કરો ને પણ અરે એનો શિરસ્તો નથી પણ ઉભો કરો ને ધર્મદેવ આ ધર્મરાજ જઈ શકે છે તો હું એની પાછળ પાછળ હાલ્યો જાઉં વાંધો શું તમને પાછળ ના જઈ શકાય કેમ ના જઈ શકે માણો એટલો બધો મેળો રાડો રાડ બોકા ચીસો પાડવા માંડ્યો તમે આવા છો ને બધા ફીટી ગયા છો સ્વર્ગ વાળા કોઈને જવાબ દેતા નથી તમે આવા સુખી થઈ ગયા એટલે અમારી જવાનું સામુ જોતા નથી ઓ હા ધમાલ કરી મૂકી વૈકુંઠ ના જાગી ગયા પાર્ષદોન કે આ શું છે તો કોઈ એક કોઈક માથા ફર્યો આવ્યો છે અને એ ત્યાં દરવાજે ધમા ચકડી કરે છે એટલે આવું છે ભગવાન કે ચાલો હું જાઉં દરવાજે આવ્યા વૈકુંઠનાથ બોલ્યો કે જો આવ્યા ને સામેથી એટલે આમણે કીધું શું છે કે મારે મુલાકાત જોઈએ છે કઈ વાંધો નહીં તમે બોલો શું છે તમારે કામ અને ભાઈ એને જે ભગવાનને લીધા છે કોઈએ સંભળાયું નહીં હોય હજી સુધીમાં એવું ભગવાનને સંભળાયું તમે આ દુનિયા બનાવી તમે બનાવી છે પોતે ભગવાન કીધું તમે આ કરતા છો આ સૃષ્ટિના કરતા તમે હા આ કરતા હરતા સંહરતા ધરતા રક્ષક સર્જક તમે જ છો તો હા આ બના આ બનાવ્યા પછી આવું હોય અત્યારે તમે જોવો તો ખરા ધરતી ઉપર હું થાય છે એટલી હિંસા એટલી લૂંટફાટ એટલી મારામારી એટલા બલાત્કાર એટલા વ્યભિચાર એટલા દુરાચાર એટલા પાપાચાર એટલા હિંસાચાર કઈ જોવાતું નથી રોજ રોજ વધતું જાય છે અને તમે એનું કઈ ઈલાજ કરતા નથી તો આ બનાવવાનું તમને કોણે કીધું તું જીવવા જેવું નથી રહ્યું છાપા વંચાતા નથી ટીવી જોવાતું નથી એવા પાપાચાર દુરાચાર આવે છે રોજ રોજ એટલા એટલા બધા થાય છે તમે વિચાર કરો આટલી બધી દુઃખદ નર્કથી પણ વધી જાય એવી પીડાદાયક પૃથ્વી ઉપર આવું જીવન થઈ ગયું છે તો તમે ગીતામાં કહીને ગયા છો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુથાન મધર્મસ્ય તદાત્માનમ સુરજામ્યહમ પરિત્રાણાય નામ વિના માણો ગીતા મેળો બોલવા પરિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી તમે જ બોલ્યા છો ને સંભવામી યોગ્ય હા હું બોલ્યો છું તો હવે પાપ વધવામાં બાકી શું છે તે તમે આવતા નથી આવો ઠીકઠાક કરો કાંઈ હું તમને એ કહેવા આવ્યો છું પેલો કે તમે આવો ને આ બધું ઠીકઠાક કરો અમારે જીવવું કેમ આમાં ભગવાન કે બોલતા જ નથી પેલો કે તમે યુગે યુગનો અર્થ એવો કરતા હો પ્રભુ કે અમે એક યુગમાં એક જ વાર આવું છું તો કઈ વાંધો નહીં મુબારક તમને ન આવો તમે વારે વારે ન આવી શકતા હો તો કોઈ સંત ફકીર ઓલિયા જ્ઞાની કોઈ આચારવાન કોઈ એવા એવા મહાપુરુષ સાધુ પુરુષ ઓલિયા પુરુષ ફકીર પુરુષ એને મોકલો કે એ બધું આ ઠીકઠાક કરે કોઈને મોકલતા કેમ નથી કોણ કરશે આ ઠીક ઠીક તમે આવતા નથી ઓલિયા પુરુષને સાધુ પુરુષને ફકીર પુરુષને પણ તમે કોઈ મોકલતા નથી મોકલો તો ઠીક થાય દસ મિનિટ ભગવાનને ગગલાય ત્યારે છેલ્લે ભગવાન એટલું બોલ્યા તું શું કહે છે બસ એ જ કોઈકને હવે સાંભળજો કોઈકને મોકલો તો ધરતી ઉપર કાંઈક લોકોને માનવતા શીખવાડે કંઈક હિંસા ઘટાડે દુરાચાર પાપાચાર ઘટાડે લોકોને સારા રસ્તે વાળે અને જીવન દુનિયામાં કંઈક જીવવા જેવું થાય એવું કંઈક ઠીક ઠાક કરે એટલા માટે કોઈકને મોકલો કોઈકને મોટલો એટલે જ ને ભગવાન એક જ વાક્ય બોલ્યા મેં તને એટલા જ માટે મોકલ્યો તો તે શું કર્યું વારે વાહ ભાઈ તમે વિચાર કર એ આપણે બધાને પૂછવાનું છે આપણે શું કર્યું દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું પરમેશ્વર તો એલું પૂછ્યું છે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું આ બગીચો હોય ને એ બગીચામાં ત્રણ પ્રકારના લોકો આવતા હોય એક આવે બાકડે બેસે ઝાડ નીચે બે નીચે બેસે હરે ફરે હવા લે લોનમાં ફરે આરામ કરે નીકળી જાય બીજા પ્રકારના એવા લોકો આવે આવે કોઈ ઝાડની ડાળી તોડે ચકલીના ખોલ નાખે પાણી વેડફે કોઈ વસ્તુ આગીવાછી નાખી દે કોઈ પાંદડા તોડે કોઈ ફૂલ છોડ ઉગાડે નુકસાન કરે અને વ્યાજ માળી જોઈએ રાખે છે આગલો આવ્યો એ કાંઈ બહુ માળી નજરમાં ન હોય બીજો તોડફોડ કરે નજરમાં હોય પણ એના ઉપર પ્રસન્ન માળી થાય નહીં ત્રીજા પ્રકારના એવા લોકો આવે કે પાણી ટપકતું હોય તો ચકલી બંધ કરે કે બગડતું હોય સરખું કરે કોઈ કુંડું હેઠું પડી ગયું હોય ઊભું કરે કોઈ છોડ વળી ગયો હોય એને બેઠો કરે ક્યાંય કચરો પીડ્યો હોય એટલે કચરાપેટીમાં નાખે કોઈ ફળફૂલ ખાધું હોય છાલ રખડતી હોય તો એ કચરાપેટીમાં નાખે સારું કરે માળીની નજરમાં એ હોય રાજી કોના ઉપર થાય ત્રીજા ઉપર થાય એમાં દુનિયા છે ને ભગવાનનો બગીચો છે સૃષ્ટિ છે એમાં જે આવે અને જે સમૂહ કરે ઠીકઠાક કરે એના ઉપર માલિક રાજી દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું અને તમને જો તમે સારું કમાવો કોઈ જમીનમાં કોઈ શેરબજારમાં કોઈ વેપારમાં કોઈ ટ્યુશનમાં કોઈ ધંધામાં હે તમે કંઈ સારું કમાવો અને એકદમ મોટો જરા માલ મળી જાય તો તરત વિચાર આવે ને થોડું એફડી કરાવી નાખો હે બસ સમય આવી ગયો હોય ને તો આપણે થોડીક એફડી કરાવી નાખવાની શાની દાન પુંજને હા જે છે ને અત્યારે મોકો હોય પૈસો હોય ખિસ્સામાં હોય તો થોડું મૂડી રોકાણ એફડી કરાવી જ લેવું એમાં વાટ ન જોવાય ક્યારે મરી ગયા શું ખબર કાંઈ ખબર પડે છે એક જ વાત છેલ્લી ફિનિશ થઈ જશે જસદણ આટકોતના દરબાર આલિંગવાળા દાનપુંજ બધાને બહુ કરે એટલે એને કારભારીએ એકવાર કહ્યું બાપુ મારું નાને મોઢે તમને કઈ જાજુ કઈ કહેવાય નહીં પણ બાપુ જરા માપ માપ રાખીએ તો સારું આટલું બોલતો કેટલું થયું બાપુ થોડુંક માપ રાખીએ ને તો સારું આ તો બધું એવું છે બાપુ કે ગોળ હોય ને ત્યાં માખ્યું હોય એટલે તમે આપો છો તો લોકો આવે ગોળ હોય ત્યાં માખ્યું હોય આલિંગ દરબાર એક શબ્દ બોલ્યા નહીં રાત પડી ગઈ આઠ નવ વાગ્યા અને ગોળનું ભીલું મંગાવ્યું અને મૂક્યું સામે અને કીધું કારભારીને બોલાવો અને કારભારી આવ્યા બોલો બાપુ અત્યારે શું કામ તો કે તમે શું કેતા હતા દિવસે તો કે ગોળ હોય ત્યાં માખ્યું હોય હા હા હોય આ ગોળ પડ્યો માખ્યો લઈ આવો આ ગોળ સામે પડ્યો માખ્યો લઈ આવો તો કે બાપુ રાતે ના હોય દિવસે હોય દિવસે હોય ને તો એમને દિવસે જોઈને માનવીની પાસે કોઈ માનવી આવે માનવીની પાસે કોઈ માનવી આવે હજી તારા દિવસો ની પાસે ઈ દુખિયા આવે રે આવકારો આવજે હો દિવસ હોય તો આવે છે બાકી આપણો જયારે રાતનો વારો ચાલતો હોય ત્યારે કોઈ આવતો નથી બાપા ગોળ હોય તોય કોઈ ના આવે અત્યારે મારો આલિંગ વાળા કે દિવસ ચાલે છે તો ફિક્સ ડિપોઝિટ કરી લેવા દે ને જેટલું થાય એટલું ગુલામ માણસ <laughs> પછી રાત અંધારી રાત આવી જશે ત્યારે શું થવાનું છે દિવસ હોય ત્યારે થાય છે માટે જ કાગ બાપુએ ગાયું છે કે હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે હો કેમ તમે આવ્યા છો એમ નવ જે હજી અને ધીરે રે ધીરે તું બોલવાન દેજે રે આવકારો મીઠો આપ જે હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે સગા સંબંધી નહીં જે કોઈ આવે આવકારો મીઠો આપજે હજી વાતું એની સાંભળીને આડું નવ જોજે વાતું એની સાંભળીને આડું નવ જોજે હજી માથું રે હલાવીને એને હોકારો તું દેજે રે આવકારો મીઠો આપજે હો કાગયેને પાણી પાજે અને સાથે બેસી ખાજે કાગયેને પાણી પાજે અને સાથે બેસી ખાજે અને પછી એને ઝાપારે લગી તું વળાવવાને જાજે રે આવકારો હે આપજે જય હો જી આ એક પૈસો જે છે મતલબ કે આપણે જે આપીએ છીએ એ બધું મૂડી રોકાણ છે એ પાંચમા પૈસાની વાત કઠિયારાએ કરી છે છઠ્ઠા પૈસાની વાત આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી વાલા ભક્તોજનો જય સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશું